No. हेलो ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनम् लक्ष्मीसहस्रली सहस्रलीलाभि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारिदेव કાલે આપણે હરિવંશ પાઠકની વાર્તાનો ભાવ પ્રકાશ જોયો એ ગણેશજીના ઉપાસક હતા શ્રી મહાપ્રભુજી કાશી પધાર્યા અને માયાવાદીઓ અન્ય મતના પંડિતોની સામે આપ વિજયી થયા એટલે એમને શ્રી મહાપ્રભુજીના દર્શન કરવાની ઈચ્છા થઈ દર્શન કર્યા પછી એમને એવું લાગ્યું કે હું જેવો બ્રાહ્મણ છું એવો શ્રી મહાપ્રભુજી પણ બ્રાહ્મણ છે થોડા પંડિત વધારે છે એનાથી મને શું હું અહીંયા સમય બગાડું એના કરતા હું ગણેશજીના દર્શન કરવા માટે ચાલ્યો જાઉં એ વિચારથી મહાપ્રભુજી પાસેથી ગયા ઘરે ગયા તે વખતે એમને કઈ ઠોકર લાગી અને બેહોશ થઈ ગયા ગણેશજી એમને જણાવ્યું કે તું મહાપ્રભુજી સન્મુખ જઈને આવ્યો તેમ છતાં પણ એમના સન્મુખ ન થયો એ ઠીક નથી એટલે હરિવંશ પાઠક ત્યાંથી પાછા માસમાં આપણુજી પાસે આવ્યા અને તે પછી મહાપ્રભુજીના શરણે આવ્યા સપરિવાર આટલું પ્રસંગ આપણે જોયું મહાપ્રભુજી એમને ઠાકોરજી પધરાવી આપ્યા તારા વૈષ્ણવ છે હવે આટલો જે પ્રસંગ છે એમાં આપણને આચરણ અને એના પાછળ છુપાયેલો સિદ્ધાંત એ શોધવાનો છે તમને કોઈને સમજમાં આવતું હોય તો બોલો આચરણ અને એના પાછળનો સિદ્ધાંત ગણેશજી ના મંદિરે જવું તો એમ કે ગણેશજીની આ ઉપાસક હતા ગણેશજીની ઉપાસના કરવી હરિવંશ પાઠક ગણેશજીની ઉપાસના કરતા કેમ કરતા હતા કારણ કે બધા માણસનો ધર્મ હોય છે કે ભગવાનની ઉપાસના કરવી અને બધા બધાને પોતાનો ધર્મ અને પોતાના ઈષ્ટદેવ પરખવા પરખવા એટલે ચૂઝ કરવાની છૂટ હોય છે એટલે તેમણે શ્રી ગણેશજી ને પૂજવાનું સમજ્યું એટલે તે ગણેશજી ને પૂજતા ઓર કોઈ તમારી બંનેની વાત સાચી છે પહેલી વાત એ છે કે આપણે કોઈને કોઈ ઈષ્ટદેવ આપણા હોય દરેકના ઈષ્ટદેવ જે પણ હોય એમની આરાધના સેવા પૂજા એમનો આદર એ કરવું એ દરેકની ફરજ છે તો એ ફરજનું એ પાલન કરતા હતા આ નિયમથી બીજી વાત એ કે જો આપણે એમ કહીએ કે ગણેશજીની જ કેમ ઉપાસના કરતા તો લાલને જે જવાબ આપ્યો તેના ઉત્તરમાં આપણે સમજી શકીએ કે દરેકને પોતપોતાના પસંદના દેવતા છે એની ઉપાસના કરવાની છૂટ છે અને આપણે ત્યાં આટલા બધા દેવતાઓ છે કોઈકને કોઈક ગમે કોઈકને કોઈક ગમે જેને જે ગમે તે દેવતાને પૂજે તો ગણેશજીને શા માટે તો આ છે હવે એમાં ગણેશજીનું જે મહાત્મ્ય છે એનો જો આપણે વિચાર કરીએ તો આપણે તમને વાર્તામાં ભણવામાં આવતું હશે ગણેશજીની સૌથી પહેલી પૂજા થશે એવું એમને વરદાન આપવામાં આવ્યું હતું તો ગણેશજી છે એ કોઈ પણ કાર્ય હોય શાસ્ત્રીય કાર્ય તો એમાં સૌથી પહેલા ગણેશજીની પૂજા કરવામાં ગણેશજી જેમ દરેક વિષયના અલગ અલગ દેવતાઓ છે જેમ વાયુ દેવતા પ્રકાશના દેવતા જલના દેવતા એમ પૃથ્વીના દેવતા એટલે પંચમહાભૂત છે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ એ બધાના દેવતાઓ છે લોક પરલોક જેટલા પણ છે એટલે પૃથ્વીલોક છે કે પાતાળ લોક સ્વર્ગલોક એ લોકના પણ દેવતાઓ છે મોટા દેવની સાથે નાના નાના દેવતાઓ પણ છે જેટલા સૃષ્ટિના સંચાલન સંબંધી કામ છે કામ સંબંધી પણ દેવતાઓ છે સમજાયું ને તો એવી રીતે ગણેશજી પણ એક દેવતા છે ગણેશજી શેના દેવતા છે વિઘ્નના દેવતા તો ગણેશજીને જો પૂજા ન કરે તો વિઘ્ન થાય અથવા બહુ વિઘ્ન થતા હોય તો ગણેશજીની પૂજા કરો એવું પણ શાસ્ત્રમાં કહ્યું છે એટલે ગણેશજીની પૂજા પ્રસિદ્ધ છે ગણ એટલે ગ્રુપ અમુક લોકોનું સંગઠન એના ઈશ એટલે એના લીડર એ ગણેશ કહેવાય સમજાયું ને તો મહાદેવજીના જે ગણો છે એ ગણોમાં જેવી રીતે કાલ ભૈરવ કહેવાય છે તેવી રીતે ગણેશજી પણ છે એ બધાના લીડર છે તો ગણેશજીનું આવું મહાત્મ્ય જગતમાં પ્રસિદ્ધ છે એટલે લોકો ગણેશજીની પૂજા કરે છે એવી રીતે હરિવંશ પાઠક પણ કરતા હતા ચાલો હવે આગળ લઈએ આપણે એટલે હરિવંશ પાઠક નું શ્રી આચાર્યજી પાસે પાછું જવું પાછું જવાની વાત પછી પેલા પહેલી વખત જવું એની વાત કરો તો વખત જવું હરિવંશ પાઠક મહાપ્રભુજી એ પંડિતો જીત્યા એવું સાંભળ્યું એટલે ત્યાં ગયા શ્રી મહાપ્રભુજી ના દર્શન કરવા એટલે આપણે કોઈ અહિયાં કોઈ પણ એટલે કોઈ પણ આવે તો કાંઈક તેને સારું કે બધા થી અલગ કામ કર્યું હોય તો એને આપણે જોવાની ઈચ્છા થાય તેવી રીતે હરિવંશ પાઠક ને પણ શ્રી દર્શન ની ઈચ્છા થઈ ચમત્કાર કો નમસ્કાર એવું ઉક્તિ છે ને ચમત્કાર કો નમસ્કાર હરિવંશ પાઠક પણ ચમત્કૃત થઈ ગયા ચમત્કૃત એટલે કઈ પ્રકાશ થાય ને આપણી આંખો આમ થઈ જાય ને એવી એને ચમત્કૃતિ કહેવાય તો શ્રી મહાપ્રભુજીએ એવું કર્યું કે જેને કારણે બધા લોકોના મનમાં એમ થયું ઓહો આ તો બહુ મોટું કામ કર્યું એમ એનાથી ચમત્કૃત થયા અને એટલે એ મહાપ્રભુજી પ્રત્યે આકર્ષિત થયા તો સર્વ સામાન્ય મનુષ્ય કોઈ પણ આકર્ષક વસ્તુ હોય તો એના તરફ એનું ધ્યાન ખેંચાય તો એ કુદરતી જે પ્રક્રિયા છે એ કુદરતનો જે નિયમ છે એ નિયમથી પ્રેરિત થઈને હરિવંશ પાઠક શ્રી મહાપ્રભુજી તરફ ખેંચાયા જેમ તમે પશુ પક્ષીઓને ધ્યાનથી જોયું હોય તો જેમ બિલાડી છે કે કબૂતર વગેરે પક્ષીઓ હોય જરાક પણ અવાજ થાય તો તરત આપણા તરફ જુએ એમના કાન છે ઊંચા થઈને આપણા તરફ થઈ જાય ગાય વગેરે છે એ લોકો એ તો કાનને એકદમ હલાવી શકે એટલે આપણા તરફ કાનને આમ કરી દે એ એમનો જે વ્યવહાર છે એ આપણું જે પ્રાણી જગત છે એમાં કુદરતે એક એવી વ્યવસ્થા આપી છે કે એ પોતાના આસપાસ થતી દરેક હિલચાલથી એ સાવધાન રહે કેમ કે પ્રાણી પશુ પક્ષીઓ છે એમાં તો એકબીજાને એકબીજા ખાઈ ખાઈ જતા હોય એટલે એમને તો સાવધાની ખૂબ રાખવી પડે એટલે પક્ષીઓ છે એ જરાક અવાજ થાય તો તરત ઉડી જાય બિલાડી વગેરે જરાક પણ અવાજ આવે કે સુગંધ આવે એમને તો તરત એ લોકો સાવધાન થઈ જાય આપણે ઘણા બધી જાતના એવા અવાજો કે એવા દ્રશ્યો કે એવી ઘટનાઓ એ વારંવાર આપણા સામે થયા કરતી હોય એટલે એમાં આપણે બહુ સાવધાન થતા નથી હોતા એને આપણે બહુ આપણું ચિત્ત એના તરફ ખેંચાતું નથી પણ ઘણી બધી ઘટનાઓ તો એવી છે કે જેનાથી આપણે પણ સાવધાન થઈ જઈએ છીએ એટલે ચમત્કૃત થઈ જઈએ કોઈ એકદમ જોરથી ચીજ પાડે આપણે તરાશ થઈ જઈએ ને એકદમ સાદા શું થયું શું થયું એમ તો એ આપણી ખરેખર કુદરતે એક સુરક્ષા માટે આ જાતની આપણા અંદર વ્યવસ્થા આપી છે જે વ્યક્તિ એવી રીતે આવી કોઈ પણ નવીન ઘટનાને કારણે ચમત્કૃત ન થઈ શકે તો એના ઉપર ખતરો વધારે રહે એના જીવનને એટલે ડરવું દાખલા તરીકે ડરવું પોતાની સુરક્ષા માટે કુદરતે આપેલી એક વ્યવસ્થા છે એ લાગણી જે છે ભયની જો માણસના અંદર ભય ન હોય તો સામેથી મોટર આવતી હોય અને આપણે રોડ ક્રોસ કરતા હોઈએ સ્પીડથી મોટર આવતી હોય તો પણ જે માણસને ભય ન હોય તો એનો તો કચડાવવાનું નક્કી જ છે પણ જેને ભય છે તો જ એ એમ વિચારશે કે આટલી ઝડપથી આવે છે તો મારે પણ જલ્દી દોડીને રસ્તો પાર કરી દેવો જોઈએ કેમ કે નહીં તો મારો જીવ ખતરામાં છે ઘણા ગાંડા લોકો હોય કે ભેંસ જેવા પશુઓ હોય એમને તમે જુઓ ગમે તેટલા હોર્ન મારો ગમે તેટલી સ્પીડથી ઘોંઘાટ થતું વાહન આવતું હોય તો પણ એ તો ડોબાની જેમ પોતાની રીતે જેમ ચાલે તે રીતે જ ચાલે એમને ફરક ન પડે અને એવા લોકો ઘણી વખતે એક્સિડેન્ટનો શિકાર પણ થઈ જતા હોય તો કહેવાનો મતલબ એ છે કે આપણે આપણા સરાઉન્ડિંગમાં આસપાસ કંઈ પણ રૂટીનમાં જે થતું હોય એનાથી કંઈ પણ અલગ થાય તો એના પ્રત્યે આપણું મન સાવચેત થઈ જાય છે મન આપણી ઇન્દ્રિયોને પણ સાવચેત કરે છે એટલે આંખ કાન નાક એ બધા એ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા લાગી જાય શું અવાજ આવ્યો શું દેખાયું કે શું સુગંધ આવી તો હરિવંશ પાઠક પણ આ રીતે ચમત્કૃત થયા એ ચમત્કૃત થવા પાછળની આ કુદરતી પ્રક્રિયા છે સમજાયું એટલે કુદરત એમને એ વાત કહે છે કે આ ધ્યાન આપવા યોગ્ય કઈ ઘટના છે સાધારણ ઘટના નથી નહીં તો કાશી જેવી તીર્થનગરી છે એમાં રોજના હજારો લોકો આવે છે અને જાય છે બધાની મુલાકાત લેવાનું મન કેમ ન થાય ચાલ હવે આગળ લો જે મને આમાં એવું લાગે છે કે શ્રી આચાર્યજીએ પત્રાવલંબન ગ્રંથ કાશીમાં કર્યું હતું તો એ કાશીમાં એમણે કેમ કર્યું એવો પ્રશ્ન થાય છે તો એનો એ છે કે કાશી વિદ્યાની નગરી છે એટલે બધા પંડિતો ભેગા થતા ને પછી હું શ્રી આચાર્યજીએ પત્રાવલંબન ગ્રંથ કર્યું પછી હરિવંશ પાઠક નું શ્રી આચાર્યજી પાસે પાછું જવું તો આગળ જુઓ નહીં એટલે દાખલા તરીકે આ ત્યાં દર્શન કરીને દર્શન માટે આવ્યા મહાપ્રભુજી એમને પોતાના જેવા બ્રાહ્મણ દેખાયા અને એમણે વિચાર્યું કે આ પંડિત છે પણ મારે એમનું શું કામ છે જોઈજે મને આમાં આગળ વાત આવે છે તો મને એમાં જે પ્રશ્ન છે કે જયારે હરિવંશ પાઠક પેલા એમ દૂરથી જોઈને ચાલ્યા ગયા તો એમને શ્રી આચાર્યજી તો એમ પૂર્ણ પુરુષોત્તમ છે તો એમને ખબર કેમ ના પડી કે શ્રી આચાર્યજી એમ પૂર્ણ પુરુષોત્તમ છે ગણેશજી થ્રુ જ કેમ એમને ખબર પડી અગર એ પુષ્ટિજી હોતા તો એ આપણે જોઈશું હમણાં પણ હમણાં પેલા એક વખત આ લઈ લો અત્યારે એમને શું દેખાયું કે આ પણ બ્રાહ્મણ છે ને હું પણ બ્રાહ્મણ છું એટલું વધારે છે કે પંડિત છે મહાપ્રભુજી તો મારે પંડિતનું શું કામ છે અહીંયા રોકાઈશ તો ગણેશજીના દર્શનમાં મને વાત થશે આ એમનો એક વિચાર અને એમનું આચરણ आना पाचड़ शू रहस्य बताओ जम चमत्कार को नमस्कार ये एक उक्ति है एवं रीते बीजी उक्ति है नाम बड़े और दर्शन छोटे छोटे ચમત્કાર પર નમસ્કાર જયારે બહુ મહાપ્રભુજીના વખાણ સાંભળ્યા તો જોવાનું મન થયું જોયા પછી એમ થયું કે આ તો મારા જેવા નામ બહુ મોટું સાંભળ્યું હતું પણ ખાસ એવું કઈ લાગતું નથી સમજાયું ને હવે આના પાછળ શું રહસ્ય છે એ જુઓ કે દરેક માણસ સ્વાર્થી છે મતલબ જીવ માત્ર સ્વાર્થનો મતલબ પોતાનું કાર્ય સિદ્ધ થવું જોઈએ નીકળવું જોઈએ પોતાને એની અંદર ઉપયોગિતા જણાવી જોઈએ જે વસ્તુમાં કે જે વ્યક્તિમાં કે જે કાર્યમાં આપણને ઉપયોગિતા પોતાને ઉપયોગિતા ન જણાય એમાં આપણો ઉત્સાહ ન થાય શું જે વસ્તુ વ્યક્તિ કે કાર્ય આપણને ઉપયોગી ન જણાય એનાથી આપણું કામ નીકળતું ન હોય એમાં આપણો ઉત્સાહ ન થાય સમજાયું હરિવંશ પાઠક મહાપ્રભુજી પાસે ગયા પણ એમને મહાપ્રભુજીની ઉપયોગીતા કોના માટે હોય કે જે શાસ્ત્ર ભણ્યો હોય શાસ્ત્ર સંબંધી કઈ પ્રશ્ન હોય અથવા મહાપ્રભુજીના મતના ના બાબતમાં કોઈ પ્રશ્ન હોય ચર્ચા કરવાની ઈચ્છા હોય તો તો એ વ્યક્તિ મહાપ્રભુજી સાથે વાતચીત કરે હરિવંશ પાઠકના મનમાં એ હતું જ નહીં એમણે જે વિચારી રાખ્યું હતું એ બધું નક્કી જ હતું મારું આ સિદ્ધાંત છે મારું આ જીવન છે કે ગણેશજીની સેવા પૂજા કરવાની એટલે હવે વધારે એમને કંઈ ન તો જાણવાની ઈચ્છા છે કે ન કોઈની પાસેથી એમને કોઈ ઉપદેશ સાંભળવાની જરૂરત છે એટલે પંડિત મહાપ્રભુજી એમના માટે કામની વ્યક્તિ નથી એમનો સ્વાર્થ સાધવામાં કોઈ મદદરૂપ થઈ શકે એવી નથી જ્યાંથી આપણો સ્વાર્થ ન નીકળતો હોય એની આપણે ઉપેક્ષા કરીએ સમજાયું આપણે ગાય પાસે જઈએ ઘણા બધા લોકો આપણે ત્યાં આવતા હોય પણ ગાય કોની પાસે જાય જે એને ઘાસ આપતું હોય પાણી આપતું હોય જે એના પીઠ ઉપર હાથ ફેરવતું હોય આ બધું શું કામ કઈ જાતનું કાર્ય છે ગાયને પોતાની જરૂરિયાત છે જે વ્યક્તિ ગાયની જરૂરિયાતને કોઈ રીતે પણ પૂરી નથી કરી રહ્યું એની ગાય ઉપેક્ષા કરશે કે આવા તો ઘણા આવે ને ઘણા જાય કેટલી પાસે જવાનું સમજાયું તો પ્રાણી માત્રમાં આ જાતનો જ વ્યવહાર છે મનુષ્યમાં પણ એ જ વાત મહાપ્રભુજી હરિવંશ પાઠકને ઉપયોગી ન લાગે એમ લાગ્યા દર્શન કરતા એ કારણે ત્યાંથી ચાલ્યા ગયા ગણેશજીમાં એમને મહાપ્રભુજી કરતા વધારે ઉપયોગીતા જણાય છે સમજાઈ ગયું ને તો આપણા માટે કઈ વસ્તુને આપણે અગ્રતા આપવી પ્રાયોરિટી આપવી એ આપણે આપણો સ્વાદ શેનાથી નીકળે છે એના આધારે નક્કી કરીએ છીએ હરિવંશ ત્યાંથી ચાલ્યા ગયા તે પછી ઠોકર લાગી ને ગણેશજી એમને કહ્યું એટલે ફરી પાછા આવ્યા પહેલે હવે આમનો પ્રશ્ન આદિત્ય આદિત્યનું પહેલે ન જણાયું ને પછી કેમ ગયા પાછા પહેલે ત્યાં પહોંચ્યા છતાં પણ મહાપ્રભુજીનો આદર સત્કાર ન કર્યો ગણેશજી કીધું ત્યારે કરે કેમ કે એના પાસે સિદ્ધાંત છે કે મોટા મોટાની આજ્ઞા પ્રમાણે ચાલવું માણસ જેના ઉપર વિશ્વાસ હોય એની વાતને માને સમજાયું ને આ રિવંશ પાઠકનો ગણેશજી ઉપર ભરોસો છે કે એ જે કહેશે તે સાચું કહેશે આખું ગામ ભલે જે કંઈ પણ કહેતું હોય પણ એનો વિશ્વાસ જેના ઉપર છે એ કે એને સાચું લાગે સમજાયું જેમ ઘણી બધી વાતો આપણને આપણા વડીલો ઘરમાં કહેતા હોય કે આ ન ખાઓ આવું ન કરો આમ ન કરો પણ આપણે એમની એ વાતને ઉપર આપણું લક્ષ્ય ન જાય પણ એ જ વાત ડોક્ટર કે તો આપણે તરત માની હો ડોક્ટરે કીધું છે કે આવું ન કરવું જોઈએ અરે ભાઈ તમારા વડીલ તમને આ વર્ષોથી કહેતા હતા પણ એમના વાત ઉપર આપણને કેમ વિશ્વાસ નથી બેઠો ડોક્ટરને આપણે વધારે માનીએ છીએ આ વિષયમાં સમજાઈ ગયું ને માણસ વિશ્વાસ પર ચાલે છે જેના વિશ્વાસ હોય એની વાત આંખ મીચીને માની લે એવું નથી કે જેનો ઉપર વિશ્વાસ હોય એ કોઈ વખત ખોટી સલાહ ન આપતો હોય એનાથી પણ છબરડા વળતા હોય પણ માણસનો વિશ્વાસ ત્યાં ટકેલો છે તો એ શું કે છે કે કોઈ વખતે આ માણસ માત્ર ભૂલ ને પાત્ર ક્યારેક એવું બોલી દે ફરી પાછો એ જ વ્યક્તિ પર વિશ્વાસ કરતો ડોક્ટરો પણ અખતરા કરે ને ઘણી વખતે સારી રીતે તપાસવાનો ટાઈમ ન હોય અને ગળદી વધારે હોય તો જલ્દી જલ્દી પેશન્ટને છુટ્ટી આપવા માટે ડોક્ટર કંઈ પણ દવા આપી દે કે ચલો હમણાં રાહત થઈ જાય પછી જોશું અને પછી જયારે બે દિવસમાં આપણને સારું ન લાગે તો પાછો દર્દી આવે ડોક્ટર પાછી દવા બદલી દે એ દવા શું કામ બદલવી પડી કે પહેલી વખત આવ્યો ત્યારે સરખું એને તપાસ્યો નતો એટલે પહેલે તપાસ્યો તો દવા બદલવાનો પ્રશ્ન જ ના આવ્યો હતો તો ગડબડી ડોક્ટર થી પણ થાય છે પણ તેમ છતાં આપણો વિશ્વાસ ડોક્ટર ઉપર છે માણસ પાસે ભૂલને કારણે એટલે એના કારણો આપણે વિચારી લઈએ કે કદાચ આ કારણે આમ થયું હશે બાકીની તો આવું કરે નહીં ઠીક છે ને ઓર બોલ આગળ કરો કોઈને છે કે આમાં પ્રશ્ન વગેરે નથી કોઈને તો ચાલો હું પૂછું છું હવે હવે જુઓ ગણેશજીના કહ્યા પછી હરિવંશ પાઠક શ્રી મહાપ્રભુજી પાસે પાછા આવ્યા અને એમણે પોતાની ભૂલ સ્વીકારી કે આપ તો સાક્ષાત ભગવાન છો પણ હું ઓળખી ન શક્યો મારો અપરાધ ક્ષમા કરો અને મને શરણે દો તો ચમત્કાર કો નમસ્કાર ગણેશજી એમને સમજાવ્યું એટલે મહાપ્રભુજીના જ્ઞાન થયું એમને આ તો સ્પષ્ટ કહેવાય હવે શ્રી મહાપ્રભુજી પાછા હરિવંશ પાઠકને કહ્યું કે અમે પણ બ્રાહ્મણ છીએ ને તમે પણ બ્રાહ્મણ છો તો શરણે આવવાની વાત તમે કેમ કરો છો આવું શ્રી મહાપ્રભુજી શા માટે કહ્યું શ્રી મહાપ્રભુજી ને તેમની પરીક્ષા પણ લેવી હોય તો તે કહી શકે આવું શ્રી એ કર્યું પરીક્ષા લેવા માટે જનરલ સિદ્ધાંત શું આમાંથી મહાપ્રભુજી અને હરિવંશ પાઠક બંનેને બાદબાકી કરી દો તો જનરલ સિદ્ધાંત કયો લેવાશે કે પરીક્ષા લીધા વિના ગુરુએ શિષ્યને દીક્ષા આપવી ન જોઈએ આ સિદ્ધાંત છે એ સિદ્ધાંત નું પાલન છે મહાપ્રભુજીએ કર્યું છે શું એટલે પરીક્ષા લીધા વિના ગુરુએ દીક્ષા ન આપવી જોઈએ તે સિદ્ધાંત છે તે સિદ્ધાંત ને જોતા શ્રી મહાપ્રભુજી એ આવું કર્યું જે જે જેવી રીતે અગર આપણે કોઈ ફૂટબોલ મેચમાં સિલેક્ટ થવે તો પેલા જે આપણી એક્ઝામ લેશે પછી આપણે ટીમમાં આવવા દેશે શું સમજ્યો નહીં તારી વાત જે કે આપણે સપોઝ કોઈ ફૂટબોલ ટીમમાં સિલેક્ટ થયો હોય તો આપણે પેલા પેલા કોચ આપણું ટેસ્ટ લે કે હું કરી શકું છું કે નહીં અગર સારું કર્યું તો જ લેશે ને પછી નહીં લે તો આ પરીક્ષા લીધી ચલો આગળ હવે પ્રસંગ આજે સમય થઈ ગયો નહીં આપણો આ ચેક મેચ છે જો કોઈ વિશે વિડિયો લેવર તો એમ તો વાર્તાજી લઈ લો કરો આપણે આ પ્રસંગ લઈ લીએ એટલે વાર્તાજી સંભળતી જાય સો એક સમય હરીવંશ પાઠક પટના બયોહાર કો ગય એટલે એક સમય હરીવંશ પાઠક પટના માં વ્યવહાર કો ગય કંઈ કામ માટે કંઈ કામ માટે ગયા હતા સો પટના કે હાકિમ સો બહોત મિલાપ હતો એટલે મથુરાના હાકિમ થી ખૂબ એટલે તે ઓળખતા હતા સારો સંબંધ સારો સંબંધ હતો હાકિમ હા કેવાય ત્યાં સરકારી કોઈ ઓફિસર सो वह सो वह हाकिम मन में अपने में जाने जो एक कछु मांगे તો મેં ઇનકો દેવું એટલે હાકીમે એવું વિચાર્યું કે આ મારા પાસે કઈ માંગે તો હું એમને દઉં તો એક દિન ઉહા हाकिम ने कही मैं तुम ऊपर बहुत प्रसन्न हो ताते तुम जो कछु मांगो સો મેં દેવું એટલે પછી એક સમય હાકીમે કીધું કે હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન છું તમે જે માંગો હું તમને તે દઈશ તબ હરિવંશ પાઠક ને કહી કોઈ દિન કછુ કામ પરેગો પરેગો તો કહુંગો એટલે ક્યારે જ્યારે પણ કામ પડશે ત્યારે તમને કહીશ તો એસે કરત ડોળ ડોલ ઉત્સવ ડોલ ઉત્સવ કે દિન નિકટ આય એટલે આવું થતા થતા ડોલ નો ઉત્સવ નજીક આવ્યો तब श्री ठाकुर जी ने हरिवंश पाठक सो जताई जो तू डोल डोल में डोल मुंह को ન ઝુલાવેગો પ્રશ્ન છે એટલે શ્રી ઠાકોરજી એ હરિવંશ પાઠક ને પ્રશ્ન પૂછ્યો કે તું મને ડોલ નહીં ઝુલાવ તબ હરિવંશ પાઠક કે હરિવંશ પાઠક મન में વિચારે અબ કહા કરીએ એટલે હરીવંત પાટાકે મનમાં વિચાર્યું કે હવે શું કરું દેને તોરે રહે ચાલે ચાલે સો તો ના પહોંચીએ એટલે હરીવંત પાટાકે વિચાર્યું કે હવે શું કરવું થોડા દિવસ છે ઢોળ લે ચાલે સો તો ના પહોંચીએ એટલે ચાલતા જો પટના થી જઈએ પોતાના ગામ તો તો પહોંચી ન શકે ઢોળુક તો નહિ થાય તબ વહા હાકીમા पा, पास गए और कहे कछु માંગત હે તો મોકો દિયો તો મોકો દિયો ચાહીએ એટલે હરિવંશ પાઠક હાકીમ પાસે ગયા અને કીધું કે હું માંગુ છું તો મને કઈ આપવું જોઈએ તમારે એટલે તમે આપો એમ તબ વહ હાકીમ ને કહી જો ચાહો સો માંગો એટલે પછી હાકીમે કીધું કે તમે જે જે ચાહો તે માંગો તબ હરિવંશ ને કહી જો મોકો દેતીન મેં કાશી પહોંચ્યો ચાહીએ એટલે હરિવંશ પાઠકે કીધું કે મને ત્રણ દિવસ માં કાશી પહોંચવું છે તબ वह હાકીમ ને ઘોડા ઓર મનુષ્ય સાથ दिए એટલે એ હાકીમે ઘોડો અને મનુષ્ય સાથે આપ્યા તો મજલી મજલી પર ઘોડા કી ડાલ डाक पर चले जाए डाक पर चले जाए घोड़ा मनुष्य पलट पलटत જાય એટલે મજલી એટલે કિલો નહીં નહીં મજલી એટલે એક સ્ટેશન એમ અત્યારે જેમ સ્ટેશન આવે ને એક એક સ્ટેશન પર ઘોડા અને મનુષ્ય બદલાય માંડવી થી તમે આસંબિયા પહોંચ્યા હા રિલે દોડ જેવો ત્યાં એ ઘોડો ને માણસ છૂટી ગયો ત્યાં બીજો નવો તૈયાર હોય એના પર બેસીને ફરી આગળ જાય એટલે નોન સ્ટોપ તો એસે કરત દૂસરે દિન આવી પહોંચે એટલે આવું કરતા કરતા બીજા દિવસે પહોંચી ગયા રાતે કો સબ ઢોલ કી તૈયારી સિદ્ધ કરી રાખી दूसरे दिन ઝુલા ઝુલાએ બડો સુખ ભયો એટલે રાતના ડોલ નું બધું તૈયાર કર્યું અને સિદ્ધ કર્યું કરીને રાખ્યું અને બીજા દિવસે ઠાકોરજી ને ડોલ ઝુલાવ્યા પાછે પાછે બડો સુખ ભયો એટલે ખૂબ સુખ થયું પાછે દિન દસ પંદર રહી કે પટના આય એટલે દસ પંદર દિવસ પછી પટના આવ્યા तब वह हाकिम ने हरिवंश पाठक से पूछी ऐसो घर में कहा જરૂરી કામ હતો એટલે હાકીમે પૂછ્યું કે ઘરમાં આવું શું જરૂરી કામ હતું જો યહ માંગ્યો એટલે આ માંગવું પડ્યું કછુ દ્રવ્યાદિ માંગતે તો લાખ રૂપિયા કી રીચી દેતો એટલે તમે કઈ દ્રવ્ય માંગતા તો હું તમને લાખ રૂપિયાની રીજી એટલે લાખ રૂપિયા પણ આપતો લાખ રૂપિયા પણ આપતો तब हरिवंश पाठक ने કહી જો જો હમ ગૃહસ્થ હૈ એટલે પછી હરિવંશ પાઠક પાઠકે કીધું કે અમે ગૃહસ્થ છીએ અનેક કામ ઘર કે હે એટલે અનેક કામ ઘરના હોય તો ગયો હતો એટલે ગયો હતો યા પ્રકાર અપનો ધર્મ ગોપ્ય રાખો રાખે એટલે આવી રીતે પોતાનો ધર્મ તેમણે ગોપ્ય રાખ્યો એટલે ગુપ્ત રાખ્યો એસે ભગવદીય હે એટલે આવા ભગવદીય છે હતા એનો મતલબ એટલે હતા તા પાછે વડે ઉત્સવ છોટે છોટે ઉત્સવ સગરે ઘર આઈ કે કરતે એટલે નાના મોટા બધા ઉત્સવ પોતાના ઘરે કરતા तो हरिवंश पाठक से आचार्य जी महाप्रभु के ऐसे कृपा पत्र भगवदीय है એટલે હરિવંશ પાઠક શ્રી મહાપ્રભુજી ના આવા કૃપા પાત્ર ભગવદીય હતા સાથે ताते इनकी वार्ता को पार नहीं सो कहा ताई कहिए वार्ता को पार नहीं है તો કહા તાઈ કરીએ એટલે એમની વાર્તા પાર નથી ક્યાં કેટલી સુંદર વાર્તા છે ઠાકોરજી એમને પોતાના સેવકને બોલાવે છે યાદ કરે છે અને હરિવંશ પાઠક પણ ઠાકોરજી બોલાવ્યા એટલે દોડતા પોતાના ઘરે પહોંચ્યા સુંદર ચલો આનું થોડું મનન કરજો અને હવે સોમવારે શક્ય બનશે તો કરીશું હાલોલથી જ ઠીક છે અહીંયા ટોપિક જોયો હતો એમાં એ વાત આવી કે કેટલાક ધર્મો એવા હોય છે કે જે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ માટે બતાવવામાં આવે અને કેટલાક ધર્મ એવા હોય કે જે જનરલી બધા માટે હોય કે તમે માણસ છો તમે હ્યુમન બિંગ છો લેડી હોય કે મેલ હોય ફિમેલ હોય કોઈ પણ હોય બધા માટે કેટલાક રૂલ કોમન હોય કે જેને બધાએ ફોલો કરવા જોઈએ એવા જે rules છે સામાન્ય એટલે common તો જે કામ common ધર્મો છે સામાન્ય ધર્મો છે એને શાસ્ત્ર કેટલાક એવા ધર્મો બતાવે છે કે જે બધાએ compulsory follow કરવા જોઈએ શાસ્ત્ર બતાવે છે એક ધૃતિ ક્ષમા દમ અસ્તેય શૌચ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્ય અને અક્રોધ તો સૌથી પહેલું છે ધૃતિ એટલે કે ધીરજ રાખવી જોઈએ જીવનમાં હંમેશા patience રાખવું જોઈએ સંતોષી બનવું જોઈએ આપણી પાસે જે છે એમાં ખુશ રહેવું અને આપણને જેટલું મળે છે એમાં સંતોષ રાખવો હંમેશા હજી મને આ જોઈએ છે હજી આ જોઈએ છે હજી આ જોઈએ છે એ જાતની કામના નહીં રાખવી કે આજે દસ રૂપિયા હોય તો કાલે સો જોઈએ આજે સો છે તો કાલે હજાર જોઈએ હજાર હોય તો લાખ જોઈએ લાખ હોય તો કરોડ જોઈએ આ બધાનો ક્યારે અંત જ નથી આવતો આપણે જેટલું માંગતા જઈએ એટલું એટલું આપણને આગળ જોઈએ જ ક્યારે પણ આપણને સંતોષ ન થાય એટલે આપણને જેટલી જીવન જરૂરિયાતમાં જરૂર છે આપણી life માં જેટલી વસ્તુની આપણને જરૂર છે એટલું જ આપણને પ્રાપ્ત કરવું જોઈએ અને એના સિવાયનો જે પણ સમય આપણી પાસે બચે એની અંદર ઠાકોરજીનું નામ લેવું ઠાકોરજીનું સ્મરણ કરવું પ્રભુ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા મહાપ્રભુજી પણ જેવી રીતે આજ્ઞા કરે છે સાધન પ્રકરણમાં કે તમે વ્યાવૃત્તિ કોણે કરવી જોઈએ એટલે કે ધંધો વેપાર કોણે કરવો જોઈએ તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમને જીવનમાં જરૂર હોય ખાવા પીવા ન મળતું હોય પહેરવા ઓઢવા ન મળે કે રહેવાની જગ્યા ન હોય એટલી ખરાબ તમારી પરિસ્થિતિ હોય તમે વ્યાવૃત્તિ કરો તમારું ભરણ પોષણ થઈ જાય તમને સારી રીતે જીવન જીવવા મળતું હોય એટલું કમાઓ અને સિવાયના સમયમાં ઠાકોરજીનું નામ લો ઠાકોરજીનું સ્મરણ કરો ઠાકોરજીની સેવા કરો અતિશય આપણને બધી વસ્તુ જીવનમાં જોઈએ જ જોઈએ આટલું જોઈએ અને આટલું જોઈએ આટલી તો જોઈએ જ કમ સે કમ કે એક car તો ઘરમાં હોવી જ જોઈએ એક car આવે તો બીજા દિવસે હજી બે car તો હોવી જ જોઈએ આપણી needs વધતી જ જાય એનો કોઈ અંત જ નથી એટલે શાસ્ત્ર કહે છે કે સંતોષ રાખવો જોઈએ ધીરજ રાખવી જોઈએ બીજું છે ક્ષમા તો દરેક માણસ ઉપર દરેક પશુ પ્રાણી બધા ઉપર દયા રાખવી માફ કરવું આપણાથી કોઈ ભૂલ થઈ જાય કોઈ આપણા માટે કંઈ ખરાબ કરી દે તો પણ એને માફ કરવું કોઈના માટે પણ આપણે ખોટું નહીં વિચારવું જેવી રીતે કે દ્રૌપદીના પ્રસંગમાં મેં કાલે એક્ઝામ્પલ લાસ્ટ ક્લાસમાં આપ્યું હતું જેનો પણ ફોન અનમ્યુટ હોય જરા મ્યુટ કરજો ડિસ્ટર્બન્સ આવે છે બોલવું હોય તો ઠીક નહીં તો મ્યુટ રાખો તો ક્ષમા એટલે કે માફી આપવી દયા રાખવી જેવી રીતે મેં દ્રૌપદીનું એક્ઝામ્પલ આપ્યું હતું કે દ્રૌપદીના પાંચ પાંચ દીકરાઓને અશ્વત્થામા મારી ગયો ત્યારે ભીમે કીધું કે હું અશ્વત્થામાને મારી નાખીશ ત્યારે દ્રૌપદી ભીમને કીધું કે નહીં એવું ન કરવું જોઈએ કેમ કે મારા દીકરાઓના મરવાથી મને જેટલું દુઃખ થયું છે એટલું જ દુઃખ જો તમે અશ્વત્થામાને મારશો તો તમારી ગુરુ માતા એટલે કે દ્રોણાચાર્યની પત્નીને થશે અને એવું દુઃખ હું કોઈ પણ માતાને આપવા માંગતી નથી કે એના દીકરા એની સામે મરી જાય એનો શોક એને કરવું પડે તો દ્રૌપદીની આ લેવલ સુધીની દયા છે આ લેવલ સુધીની ક્ષમા છે એનું પાવર છે કે અશ્વત્થામાને મારી શકે અશ્વત્થામાને હેરાન કરી શકે તો પણ ક્ષમા આપી તો બધાને ક્ષમા કરવી બધાને માફી આપવી દયા રાખવી કોઈના વિશે ખોટું નહીં વિચારવું બદલાની ભાવના મનમાં ન રાખવી ત્રીજું છે દમ સહનશીલ બનવું તમારા ઉપર કોઈ પણ જાતના દુઃખ આવી જાય કોઈ પણ પરિસ્થિતિમાં આપણે હોઈએ સારી હોય ખરાબ હોય ગમે એવા દિવસો હોય એડજસ્ટ કરવું સહન કરવું પ્રભુની આવી ઈચ્છા છે એવું માનીને દરેકે દરેક પરિસ્થિતિમાં આપણે ઠાકોરજીની ઈચ્છા માનીને એ દુઃખને સહન કરવું જોઈએ પછી જે અસ્તેય એટલે કે ચોરી ન કરવી બીજાની માલિકી કે બીજા વ્યક્તિનો એ વસ્તુ હોય તો એનો ઉપયોગ આપણે ન કરવો ભૂલથી પણ ન કરવો અને જાણી જોઈને એને હેરાન કરવા માટે તો નહીં જ કરવો તો ચોરી ન કરવી જોઈએ કોઈ બીજાની વસ્તુ ઉપર આપણે પોતાનો હક ન બતાડવો અને બીજાની વસ્તુને યુઝ નહીં કરવી પછી જે શૌચ તો પ્યોરિટી રાખવી જે રીતે મેં લાસ્ટ કીધું હતું કે ક્લીનલીનેસ અને પવિત્રતા એ બંનેમાં ફરક હોય છે તો સફાઈ હોવી અને વસ્તુનું શુદ્ધ હોવું પવિત્ર હોવું એ અલગ અલગ વાત છે તો શાસ્ત્રના નિયમો પ્રમાણે દરેક વસ્તુને શુદ્ધ રાખવી પવિત્ર રાખવી પોતે પણ પવિત્રતાપૂર્ણ આચરણ રાખવું અપવિત્ર નહીં રહેવું પછી છે ઇન્દ્રિય નિગ્રહ એટલે કે આપણી સેન્સરી ઓર્ગન્સ હાથ પગ આંખ નાક કાન વગેરે ઇન્દ્રિયોને ખોટા કામથી દૂર રાખવા અને એ આપણા આંખ નાક કાન પગ બધું પ્રભુની સેવામાં use થાય ઠાકોરજીની સેવામાં એ લાગે કોઈ સારી પ્રવૃત્તિ કરે એ જાતનો ઉપાય કરવો આપણે આંખોથી movies જ જોયા કરીએ કોઈ જાતનું સારું ચિત્ર ન જોઈએ સારા દર્શન ન કરીએ ઠાકોરજીને ન જોઈએ કાનથી આપણે ગંદા ગંદા ગીતો સાંભળ્યા રાખીએ આખો દિવસ બેસીને ઠાકોરજીનું નામ આપણા કાનમાં ન જાય પ્રભુનું ભજન ન કરીએ ઠાકોરજીનું કીર્તન ન સાંભળીએ કોઈ સારી વાતને ન સાંભળીએ ધર્મને ન સાંભળીએ કે આપણા હાથ હાથ પગ આખો દિવસ આપણા જ કામમાં લાગેલા હોય પ્રભુ સંબંધી કોઈ પ્રવૃત્તિમાં ન જોડાય કોઈનો સારો થાય એવો કોઈ કાર્ય આપણે ન કરીએ તો આ બધું વિફલ છે જે રીતે હરિરાયજી આજ્ઞા કરે છે શિક્ષાપત્રમાં કે જો તમારી હાથ પગ પ્રભુની સેવામાં જોડાતા નથી તો તમારે સમજવું જોઈએ કે તમે લંગડા જ છો તમે ગમે એટલું કામ કરો તમે અપંગ જ છો એવું જ માનવું જોઈએ એ હાથ પગ કોઈ કામના નથી તમને શરીર આપ્યું છે પ્રભુની સેવા કરવા માટે એ શરીરનો ઉપયોગ જો ઠાકોરજીની સેવામાં નથી થતું તો એ કોઈ કામના નથી હરિરાયજી આજ્ઞા કરે છે કે એનો ઉપયોગ જો પ્રભુ સેવામાં ન થાય ઠાકોરજીના કાર્યમાં ન થાય તો તમે લંગડા છો તમે આંધળા છો તમે બહેરા છો એવું જ માનવું જોઈએ એ હાથ પગ આંખના કાન વગેરે કોઈ જ કામના નથી તો કહેવાનો મતલબ એને લેવિશનેસ થી બચાવવું જોઈએ એટલે કે તમે જીવન તમારું વિલાસી બની જાય દરેક ભોગ ભોગવવામાં તમારું ઇન્ટરેસ્ટ જાય એ જાતની લાઈફસ્ટાઈલ આપણે ન રાખવી જોઈએ પછી છે ધી એટલે કે ધર્મ એમાં વ્યવહારનું જ્ઞાન મેળવવું સારી બુદ્ધિ રાખવી દરેક વસ્તુમાં સારા વિચાર આપણા મનમાં આવે સારા કાર્યોને આપણે કરીએ એવી ઈચ્છા આપણા મનમાં થાય પ્રભુ સેવા કરવાની ઈચ્છા થાય પ્રભુને જાણવાની ઈચ્છા થાય મહાપ્રભુના ગ્રંથો ભણવામાં રુચિ થાય એ જ આપણી સદબુદ્ધિ રાખવી એ ધી છે પછી વિદ્યા આત્મધર્મનું જ્ઞાન મેળવવું જ્યારે તમે કીધું કે સા વિદ્યા યા વિમુક્ત એ વિદ્યા એ છે કે જે મુક્તિ અપાવે સ્કૂલ કોલેજમાં ભણવાથી આપણને મુક્તિ નથી મળતી એ યુઝલેસ છે કહેવાનો મતલબ દુનિયાદારીમાં યુઝફુલ છે બાકી એનાથી વધારે એનો યુઝ નથી તો એ જાતનું વિદ્યા પ્રાપ્ત કરવી એ જાતનું નોલેજ મેળવવું એવું જ્ઞાન મેળવવું કે જેનાથી આપણને મુક્તિ મળે આપણને ઠાકોરજી મળે આપણી આત્માનો ઉદ્ધાર થાય એવી વિદ્યા એ કામની પછી સત્ય એટલે કે હંમેશા સાચું બોલવું સત્યનો પક્ષ લેવો ક્યારે પણ ખોટું કામ નહીં કરવું અને ખોટું પણ ન બોલવું એ જાતની વૃત્તિ કે એ જાતનું આદત આપણે નહીં બનાવવી કે આપણે હંમેશા ખોટા કામમાં જોડાઈએ ખોટા લોકોનો સંગ કરીએ ખરાબ કામો કરીએ ખરાબ પ્રવૃત્તિ કરીએ એવું નહીં સારા આચાર રાખો સારી પ્રવૃત્તિ કરો સારા કામ કરો આપણો ઉદ્ધાર થાય લોકોને સારું થાય એ જાતના કાર્યોમાં આપણે જોડાવવું જોઈએ પછી છે અક્રોધ તો મન પર કાબુ રાખવો ગુસ્સો ન કરવો જે અમે એકનાથ એકનાથનું example આપ્યું હતું કે સંત હતા એ ગંગાજીમાં નાહીને બારે નીકળ્યા તો એક માણસ એમને હેરાન કરવા માટે એમના પર ગંદુ પાણી ફેંક્યું એકનાથ ફરી નાહવા માટે ગયા ફરીથી નાહીને બારે આવ્યા તો ગંદુ કપડું એમના ઉપર ફેંકી દીધું પાછા એ નાહવા માટે ગયા તો એવી રીતે એક વખત નહીં બે વખત નહીં એકસો એક વખત એક એકનાથને એને હેરાન કર્યા અને એકસો એક વખત ગંગાજીએ પાણીમાં ગંગાજીમાં સ્નાન કર્યું ઓલો માણસ એમને ગુસ્સો અપાવવા માટે આ કામ કરતો હતો હવે એ છેલ્લે હેરાન થઈને એકનાથ એકનાથને કીધું કે તમને કેમ ગુસ્સો નથી આવતો તો એકનાથે એવું કીધું કે રોજ તો હું એક વખત ગંગાજીમાં નાહું છું પણ આજે તારા કારણે એકસો એક વખત નાહવાનો મને ચાન્સ મળ્યો તો આટલું એમનો પોતાનો મન ઉપર કંટ્રોલ છે કે એમને ગુસ્સો નથી આવતો એમને લોકો ઉપર નિત્ય દયા રહે છે હંમેશા કોઈને બુરું કરવાનું કોઈને હેરાન કરવાનું કે કોઈને મારવાની એવી ઈચ્છા નથી થતી તો કહેવાનો મતલબ એ છે કે અક્રોધ એટલે કે ગુસ્સો ન કરવો પોતાના મન ઉપર કંટ્રોલ રાખવું જોઈએ નાની નાની વાતોમાં આપણે ચીડાઈ જઈએ નાની નાની વાતોમાં ખરાબ લાગી જાય આ જાતની વૃત્તિ આપણે જીવનમાં નહીં રાખવી જોઈએ તો આપણે પણ સુખી રહીએ બીજા પણ સુખી રહે તો આ સામાન્ય ધર્મો છે જે શાસ્ત્ર આપણું બતાવે છે કે આનું પાલન મનુષ્ય માત્ર હ્યુમન બિંગ તમે ફિમેલ છો મેલ છો બાળક છો કે મોટા છો એનો કોઈ ફરક નથી પણ દરેક વ્યક્તિએ આ નિયમોનું પાલન કરવું જોઈએ એ જાતની શાસ્ત્રની આજ્ઞા છે તો આ સામાન્ય ધર્મો આપણું શાસ્ત્ર બતાવે છે ઠીક છે હવે આમાં કોઈને કઈ ન સમજાયું એવું છે યેશાને સમજાયું શું સમજાયું કે આપણે ક્યારે જીવનમાં ખોટું ન બોલવું જોઈએ અને ગુસ્સો નહીં કરવાનો સાચું બોલવાનું બીજું પવિત્રતા રાખવાની પેશન્સ રાખવાની હમ પવિત્રતા રાખવી હમ પછી ઠાકોરજીની સેવા કરવાની સારું ચલો હોશિયાર થઈ ગઈ યશા કરીશ ને તું બધું માનીશ ને આ બધું હા હા સારું ચલો ઠીક છે આમાં કોઈને કઈ ન સમજાયું હોય તો પૂછો નહીં તો આગળ કરીએ યશા તારી તો અવાજ મેં પહેલી વાર સાંભળી છે ઠીક છે ચલો આગળ કરી હવે બ્રિજેશભાઈ તમે લેશો આગળનો ટોપિક પ્રભુનો પરિકર જે વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં પ્રેમ આદરની ભાવના હોય તેની સાથે સંબંધ ધરાવતી વ્યક્તિ સ્થળ વગેરે આપોઆપ આપણા માટે આદરણીય બની જતા હોય છે જ શ્રી કૃષ્ણને ચાહનારા ભક્તો શ્રી કૃષ્ણને પ્રિય એવી વ્રજભૂમિ તુલસી શ્રી યમુનાજી શ્રી ગિરિધરરાજજી વૈષ્ણવ ગાયો વગેરે પ્રત્યે સહજ પ્રેમ આદર ધરાવતા હોય છે આમાં આવ્યું કે જે આપણે જે વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં આદર હોય એ વ્યક્તિ પરિકરમાં જે પણ વસ્તુ પણ હોય ને એના પ્રત્યે બી આપણે આપોઆપ એમાં આદર ભાવ થઈ જાય છે એટલે આપણે જે શ્રી કૃષ્ણની ચાહનારા ભક્તો જે છે એમની આજુબાજુ જે વ્રજભૂમિ છે કે એમના પરિકરમાં જે પણ વસ્તુ હોય એ બધી વસ્તુ પણ આદરણીય એટલે ગાયો વૈષ્ણવ ગિરિરાજજી યમુનાજી તુલસીજી એટલે એ વસ્તુ પ્રત્યે બી આપણને ઓટોમેટિક એ ભાવ થઈ જાય છે પછી આગળ લઉં આપણા ધર્મમાં ગાયને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે ગાય આપણા માટે ધાર્મિક પવિત્ર પ્રાણી હોવાથી હોવાની સાથે આપણી માતા સમાન છે ગાય માટે કહેવાયું છે માતા સર્વભૂતાના ગાવહ સર્વ સુખ પ્રદા બધાને સુખ આપનારી ગાય બધા મનુષ્યોની માતા સમાન છે એટલે ગાય ગાય માતાનું અહીંયા વર્ણન કરેલું છે કે આપણા ધર્મમાં ધર્મમાં પણ ગાયનું ખૂબ મહત્વ આવેલું છે એટલે ગાય એ ખાલી પવિત્ર પ્રાણી ન હોતા એ આપણા માતા સમાન છે એટલે એવા એના માટે ગાય માટે કહેવામાં કહેવામાં છે કે બધાને સુખ આપનારી ગાય બધા મનુષ્યની માતા અત્યંત પ્રિય છે ગાય ભૂખું રહી જ નથી શકતા ગાયનું પાલન પોષણ તેમજ રક્ષણ કરતા હોવાથી શ્રી કૃષ્ણનું નામ ગોપાલ પડ્યું છે પ્રભુને પ્રિય એવી ગાયનું પાલન પોષણ તેમજ રક્ષણ કરવું એ આપણું પવિત્ર કર્તવ્ય છે એટલે ગાય એ પ્રભુ માટે બી પ્રભુને ખૂબ જ પ્રિય હતી ને ગાય વિના પ્રભુ રહી શકે રહેતા જ નથી રોજ એ ગાય સાથે એમનો દિવસ ના જાય તો એ એમને બી ચાલતું નતું એટલે ગાયના પૂર્ણ પાલન પોષણમાં જ અને રક્ષણ કરવું એટલે કૃષ્ણ ભગવાનનું નામ પણ બીજું ગોપાલ પણ નામ છે એમ એટલે ગો નું પાલન છે અને પાલન પોષણ તેમજ રક્ષણ કરવું એ આપણું પવિત્ર કર્તવ્ય છે આપણું કર્તવ્ય પણ એનું કર્તવ્ય પણ કરવામાં એ વાત છે કે જેવા આ વાર્તાની અંદર ફર્સ્ટ પેરેગ્રાફની અંદર એ વાત આવી કે જે વ્યક્તિ પ્રત્યે આપણને પ્રેમ હોય એ વ્યક્તિ સાથે સંબંધિત દરેક વસ્તુ અને દરેક વ્યક્તિ સ્થળ વગેરે સાથે જ આપણે પણ આપોઆપ પ્રેમ થઈ જાય જે રીતે ફોર એક્ઝામ્પલ પેરેન્ટ્સ હોય હવે એમના બચ્ચાઓ છે હવે બચ્ચાઓના વસ્તુ બચ્ચાના કપડા બચ્ચાના રમકડા કે આપણે એમને લઈને જ્યાં જ્યાં ફરવા માટે ગયા હોઈએ બધી જ વસ્તુ પ્રત્યે આપણને ફિલિંગ હોય કે ભાઈ આપણે આ ગાર્ડનમાં જતા હતા કે આ જગ્યાએ એને ફરવા માટે લાવ્યા હતા કે આ કપડા એ પહેરતી હતી લોકો મોટા થઈ જાય એટલે મોટા મોટા બચ્ચાઓ થઈ જાય તો પણ એના બચપનના કપડાઓ મમ્મી પપ્પા સાચવીને રાખતા હોય કે ફિલિંગ હોય વસ્તુ સાથે પણ ફિલિંગ થાય કે આ એની ડોલ છે કે આનો બોલ છે આની સાથે રમતી હતી કે અહીંયા આપણે ગાર્ડનમાં જતા હતા તો હંમેશા એ ચીજને આપણે યાદ રાખીએ ને એનાથી એક જાતનું ઇમોશન આપણા જોડાઈ જાય તો એ જ વાત અહીંયા કહે છે કે પ્રભુનું પરિકર એટલે કે જે ઠાકોરજી સંબંધી જે પણ વસ્તુ છે એની સાથે પણ આપણને આપોઆપ એટલો પ્રેમ થઈ જાય કેમ કે આપણને પ્રભુથી પ્રેમ છે તો કૃષ્ણને ચાહનારા જે ભક્તો છે એ કૃષ્ણની પ્રિય ભૂમિ એવી વ્રજભૂમિ તુલસીજી યમુનાજી ગિરરાજી વૈષ્ણવ ગાય બધા પ્રત્યે સહજ attraction હોય પ્રેમ હોય respect ની ભાવના હોય તમે ગોકુલ જાઓ મથુરા જાઓ ગિરરાજી જાઓ યમુનાજીના દર્શન કરો તો feeling આવે કે ઠાકોરજી અહીંયા રમતા હતા ઠાકોરજી અહીંયા જન્મ્યા ઠાકોરજી અહીંયા મોટા થયા કે આ સ્થાનોની અંદર ઠાકોરજી ગાય ચરાવવા માટે આવતા હતા કે અહીંયા આવીને ઠાકોરજી આવી લીલા કરી હતી બ્રજભૂમિના સ્થાનોમાં આપણે લોકો જઈએ તો ત્યાં દરેક સ્થાનના એ જાતના મહાત્મ્ય છે કે ચલો આ કુંડ ઉપર આવું થયું હતું રમણ રેતીમાં ઠાકોરજી ખેલ્યા હતા ગિરરાજજી ઉપર ગાયો ચરાવવા માટે આવતા હતા તો એ સ્થાનો પ્રત્યે પણ આપણને એ જાતની ફિલિંગ હોય જાતની રિસ્પેક્ટ હોય કે ચલો આ ઠાકોરજી અહીંયા બિરાજ્યા છે ઠાકોરજી અહીંયા લીલા કરી છે તો આ એમનું સ્થાન છે એવી ફિલિંગ આપણને ત્યાં આવે યમુનાજી માટે પણ એ ફિલિંગ આવે કે ઠાકોરજીના ભક્ત છે ઠાકોરજીને એ અતિ પ્રિય છે ઠાકોરજીની સેવામાં એ હંમેશા રહ્યા યમુનાજીના કિનારે ઠાકોરજી બધી લીલાઓ કરી તો યમુનાજી પ્રત્યે પણ એ જાતનો આપણો આદર હોય ગિરરાજજી પણ ઠાકોરજીનું સ્વરૂપ છે ગોવર્ધન ધારણની લીલા ઠાકોરજીએ કરી ત્યાં રોજ ગાયો ચરવા માટે પધારતા હતા તો આ જાતની એક ઇમોશન એક ફિલિંગ એક રિસ્પેક્ટ આપણને પ્રભુ સંબંધી દરેકે દરેક વસ્તુ માટે હોવી જોઈએ જે રીતે અહીંયા પેલું ગાયનું બતાવ્યું કે ઠાકોરજીનું નામ ગોપાલ છે એટલે કે જે ગાયોનું પાલન કરે ગાયોનું રક્ષણ કરે એ ગોપાલ છે તો ગાયને ખૂબ મહત્વ આપણા ધર્મમાં એટલે હિન્દુ ધર્મમાં પણ આવ્યું છે અને એના સિવાય કેમ કે ઠાકોરજીને અત્યંત પ્રિય છે ગાય વગર તો ઠાકોરજી રહેતા જ નથી પ્રભુની દિનચર્યા જોઈએ તો સવારે જાગતાની સાથે જ ગાયનું દૂધ અરોગવું પછી ગાય ચરાવવા માટે વનમાં જવું ગાયોની રક્ષણ કરવું ગાયોનું પાલન પોષણ કરવું તો પ્રભુના ચિત્રો આપણે જોઈએ તો ગાયો સાથેના ચિત્ર કેટલા બધા આપણે ત્યાં પ્રાપ્ત થાય ઘરમાં પણ જ્યાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય તો ગાય તો અચૂક હોય જ ઠાકોરજીના ખેલોનામાં હોય ચાંદીની ગાય હોય સોનાની હોય આપણી જેટલી ક્ષમતા લાકડાની હોય પણ ગાય તો હોવી જ જોઈએ જૂના સમયમાં દરેક ઘરમાં ગાયોને રાખતા જ્યાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય ત્યાં ગાય પણ રાખતા અમારે ત્યાં પણ છે એટલી મોટી ગૌશાળા તો આ બધી એ હિસાબે રાખવામાં આવે એમનું પાલન પોષણ કરવું આપણું કર્તવ્ય એટલા માટે છે કેમ કે આપણને એવી ફિલિંગ હોય કે કેમ કે ઠાકોરજીને પણ ગાય પસંદ છે ઠાકોરજીને ગાય અતિ પ્રિય છે ઠાકોરજીનું પણ નામ ગોપાલ છે તો એ જાતનો એક આદર એક જાતની રિસ્પેક્ટ એક જાતની ભાવના આપણને ગાય માટે યમુનાજી માટે ગિરરાજજી માટે વ્રજભૂમિ માટે હોય કે આપણે ત્યાં ફરી ફરી જવાની ઈચ્છા થાય ત્યાં જઈએ ઠાકોરજીનું નામ લઈએ તો એક સારી ફિલિંગ આપણને આવે વ્રજના સ્થાનોમાં તમે રહો એકાંતમાં રહો પ્રભુનું ચિંતન કરો ઠાકોરજીની લીલાઓ વાંચો સમજો ભાગવતજી પારાયણ પારાયણ કરો તો મજા આવે ત્યાં જઈએ તો આપણને ગમે એ સ્થાનોમાં ત્યાં પ્રભુના હોવાનો અહેસાસ નિરંતર રહે કે ઠાકોરજી અહીંયા બિરાજે છે એ જાતની ફિલિંગ જેવી રીતે આપણે ત્યાં આવે છે કે વ્રજમાં તો નિત્ય પ્રભુનો વાસ છે અને ઠાકોરજી ત્યાં નિત્ય લીલા કરે છે એવું નથી કે પાંચ હજાર વર્ષ પહેલા કૃષ્ણ અવતારમાં બધું પતી ગયું એવું નહીં ત્યાં બધું થઈ ગયું પ્રભુએ તો બધી લીલા કરી દીધી હવે તો ત્યાં કઈ છે જ નહીં એવું નથી આપણા ગ્રંથોમાં આપણી ભાવભાવના દરેક આચાર્ય બધી મહાપ્રભુજી સુધી બધા જે આજ્ઞા કરે છે કે પ્રભુ ત્યાં નિત્ય વાસ કરે છે ઠાકોરજીની લીલાઓ ત્યાં નિત્ય છે પ્રભુ હંમેશા વ્રજમાં બિરાજે છે એ ફિલિંગ સાથે આપણને પણ ત્યાં જવું ગમે ત્યાં રહેવું ગમે કેટલા બધા ભક્તો એવા હોય છે કે નિત્ય વ્રજમાં વાસ કરે હંમેશા ત્યાં રે ત્યાં રે પોતાના ઘરમાં રહે પ્રભુની સેવા કરે ઘરમાં પણ સેવા કરે યમુનાજીના કિનારે જાય બેસે ભાગવતજી વાંચે પ્રભુની લીલાઓ વાંચે સ્તોત્રનો પાઠ કરે ઠાકોરજીની લીલાઓનું ચિંતન કરે તો ત્યાં એક સ્થાનનો આનંદ છે એ સ્થાનમાં આપણને એની ફિલિંગ છે કે ઠાકોરજી અહીંયા બિરાજી રહ્યા છે તો એ વાત અહીંયા બતાવવામાં આવી કે પ્રભુના પરિકર પ્રત્યે આપણને એક સહજ પ્રેમ એક આદર રિસ્પેક્ટની ભાવના તો હોવી જ જોઈએ એ વાત અહીંયા બતાવવામાં આવી લો આગળ બ્રજેશભાઈ પૂછવું હોય તો કોઈ વચ્ચેથી પૂછજો નહીં તો કરો આગળ હમ તમુનાષ્ટક ગ્રંથમાં નવાજ્યા છે આજે યમુના કિનારે વસેલા ગામ શહેરોની અને સ્થપાયેલા કારખાનાઓની ગટરોનું પાણી પવિત્ર નદીમાં છોડાતું હોવાને કારણે યમુના નદી આજે કટર બની ચૂકી છે યમુના જળનું પાન કરનારાઓ ગંભીર રોગોના શિકાર બની રહ્યા છે આવા સમયે યમુના નદીમાં ચલાવાતી ઘટકા દ્વારા અટકાવી તેને પ્રદૂષણથી મુક્ત બનાવી એ પણ પુષ્ટિમાં ફરજ અને જવાબદારી બની આમાં એવું કહેવાય છે યમુના જે ગયા વર્ષે બી જે મુદ્દા ઉપર દિલ્હીમાં જે થઈ ગયું એના ઉપર છે ને આ બધું હા એ જ વાત છે બસ એ જ વાત અહીંયા કે જેવી રીતે પ્રભુ માટે જેવી રીતે યમનાષ્ટક ગ્રંથ બારમો આપણે ષોડશ ગ્રંથમાં પહેલો ગ્રંથ છે એ ગ્રંથમાં મહાપ્રભુજી યમુનાજીની સ્તુતિ કરી છે અને યમુનાજીની સ્તુતિમાં મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે જઈને ઉપર યમુનાજીની કૃપા હોય એને ઠાકોરજી પ્રાપ્ત થાય જ છે અને યમુનાજી જે છે ઠાકોરજીના પ્રિય ભક્ત છે પ્રભુને યમુનાજીથી અત્યંત પ્રેમ છે હંમેશા યમુનાજીના કિનારે પ્રભુએ લીલા કરી ત્યાં બિરાજ્યા ગોકુલમાં બિરાજ્યા ને યમુનાજીના કિનારે એટલી બધી ક્રીડાઓ કરી છે તો આપણને યમુનાજી પ્રત્યે જાતનું આદર છે પ્રેમ છે કે પ્રભુના ભક્ત છે કે એમની કૃપાથી આપણને ઠાકોરજી મળે પ્રભુને એમનાથી લગાવ છે એવા યમુનાજી જે રીતે એમનું જલ જે છે અત્યારે જે આપણે યમનોત્રી થી લઈને અને વારાણસી સુધી એમ તો પછી ગંગાજીમાં મળી જાય તો ત્યાં સુધીનો યમુનાજીનો જે પ્રવાહ છે તેમાં હરિયાણામાં હાથની કુંડ છે ત્યાં યમુનાજી ઉપર એક ડેમ બનાવી દીધું છે અને ત્યાં યમુનાજીએ રોકી દીધા છે એનાથી આગળ યમુના જલનું પાણી જતું નથી ને એનાથી આગળ દિલ્હી ની ગટરો જે છે એનું પાણી રોજ યમુનાજીના પટ ઉપર ઠલવાય છે કરોડો liter ગંદુ પાણી ગટરનું પાણી યમુનાજીના પટ ઉપર આવે અને એ પટ ઉપર વહે અને મથુરા ગોકુલ વગેરે બધા જ પવિત્ર સ્થાન છે ત્યાં ગટરનું જ પાણી આવે છે યમુનાજીના નામે તો એ આપણી ભાવનાઓ સાથે ખેલવાડ છે જાતનું કે જે સ્થાનમાં પ્રભુએ લીલા કરી એ સ્થાનમાં યમુનાજી બિરાજવા જ જોઈએ એ સ્થાનને સરકાર આવી રીતે કેવી રીતે ડિમોલિશ કરી શકે કહેવાનો મતલબ એ છે તો આપણી ભાવના યમુનાજી સાથે જયારે જોડાયેલી હોય તો આ જાતનું કામ સરકાર કરે તો આપણાથી સહન ન થાય જેમને વર્ષોથી ઠાકોરજીની સેવા કરતા હોય પુષ્ટિમાર્ગી ફેમિલી હોય બધાને એમના પ્રત્યે એટલું આદર આપણા માટે તો નદી છે કે તો પાણી જ છે ને એમાંથી શું ફરક પડે પણ એવું નથી જેમની ભાવનાઓ જોડાયેલી હોય જેને આદર હોય એમનાજી માટે તો આપણને દુઃખ થઈ જાય પરિસ્થિતિ જોઈને કે ગોકુલ મથુરામાં જ્યાં પ્રભુએ લીલા કરી જ્યાં ઠાકોરજી બિરાજે વ્રજભૂમિમાં યમુનાજી ન હોય તો વ્રજ ગોકુલ મથુરા તમે જાઓ તો ગોકુલ મથુરા જેવી ફિલિંગ નથી આવતી ત્યાં જઈને આપણે એમ લાગે યમુનાજીના દંડવત ન કરીએ ત્યાં પ્રહન ન કરી શકે યમુનાજીનું પૂજન ન થઈ શકે તો ગોકુલ જવાની ઈચ્છા ન થાય આપણને એમ થાય અહીંયા શું કામ આવ્યા છીએ આપણે કે યમુનાજી કેમ નથી બિરાજી રહ્યા તો કહેવાનો મતલબ એ છે કે એમને છોડાવો એના માટે બે બે આંદોલન સરકારની સામે થયા કરોડો યમના ભક્તો જે છે ઉત્તર પ્રદેશમાંથી વ્રજભૂમિમાંથી લોકોએ ઘણી મહેનત કરી પણ સરકાર તો એનું કામ કરે મચક આપે એમ છે નહીં અમે લોકો પણ જોડાયા હતા બંને વખત ટ્રાય કરી ઘણી અને બહુ છેલ્લા પ્રયાસ સુધી પણ થયું પણ સરકાર કોઈ રીતે આ કામ કરવા તૈયાર નથી હિન્દુ વિરોધી સરકાર જ્યારે બેઠી હોય કે એને ધર્મ સાથે કોઈ લેવા દેવા ન હોય પોતાના સ્વાર્થ સિવાય કંઈ કરવું ન હોય એનો પછી કોઈ ઉપાય નથી પણ એ વાત છે કે યમુનાજી પ્રત્યે જાતની નિષ્ઠા આપણે હોવી જોઈએ પ્રભુના પ્રિય છે એ જાતની ભાવના યમુનાજી પ્રત્યે પ્રેમ આદર આપણો હોવું જોઈએ અને એમને મુક્ત કરાવવા માટે આપણે આપણા લેવલ ઉપરથી જે કંઈ પણ કરી શકતા હોઈએ એની કોશિશ કરવી જોઈએ અત્યારે પણ સરકાર સાથે વાતચીત વગેરે ચાલુ છે ત્યાંના લોકો પંકજ કાકા વગેરે ગોકુલ રહે છે તો એ લોકો પ્રભુની ઈચ્છા હશે તો થઈ જશે પણ કહેવાની વાત એ છે કે એમને પ્રદૂષણથી મુક્ત કરાવવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ આપણી પરિસ્થિતિ એવી છે કે જ્યારે યમુના આંદોલન થયું યમુના મુક્તિ માટે તો ત્યારે દરે પુષ્ટિ માર્ગીય સુધી આ બધી વાતોનો પ્રચાર તો ઘણો થયો હતો ઓછું હતું એવું કઈ નથી તો ત્યારે માન મંદિર વરસાના કિસાન યુનિયન સંઘ અને પુષ્ટિ માર્ગ વૈષ્ણવ પરિષદ આ ત્રણે મળીને આંદોલનને સ્ટાર્ટ કર્યું હતું પણ પુષ્ટિમાર્ગીઓની આપણે પરિસ્થિતિ એવી છે કે આપણે શું થયું છે ખબર નથી પણ એમના જે પ્રત્યે કોઈ જાતનું પ્રેમ કે કોઈ જાતનો આદર જેવું પુષ્ટિમાર્ગી વૈષ્ણવના મનમાં રહ્યું જ નથી એ ટાઈમ બધા કોઈ આવવા માટે તૈયાર નતું અને પુષ્ટિમાર્ગના નામ ઉપર ગોસાઈ બાળકોની કન્ડિશનમાં પણ બે ત્રણ જણા અને વૈષ્ણવો પણ સો પચાસ થી વધારે નહીં એની સામે કમ્પેર આપણે ત્યાં જ્યારે કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યમુનાજીની કૃપા વગર કૃષ્ણને પ્રાપ્ત કરવું દુષ્કર છે મુશ્કેલ છે તો એવા યમુનાજી જેનો ઇમ્પોર્ટન્સ પુષ્ટિ માર્ગમાં આટલું વધારે છે તો પણ આપણને એમની પરિસ્થિતિ ઉપર કોઈ જાતની દયા નથી ને આપણને એમને છોડાવવા માટેની ઈચ્છા થાય છે ને કોઈ જાતની ફિલિંગ આપણા મનમાં બચી ગઈ છે આ જાતની પરિસ્થિતિ અત્યારે પુષ્ટિ માર્ગની છે કે ન તો ત્યારે કોઈ ગોસાઈ બાલક આવવા માટે તૈયાર હતા ન કોઈ વૈષ્ણવ એ આંદોલનમાં જોડાવા માટે રેડી થયા ને એની સામે કિસાન યુનિયન સંઘ કે જે લોકો ત્યાં રહે છે લોકો અને એમને યમુનાજી પ્રત્યે એટલું બધું પોતાનો આર્થિક લાભ છે કે તમને નદી વગેરેમાં નદીનું પાણી જોઈએ ખેતી માટે એના સિવાય બીજું કઈ ધાર્મિક મહત્વ એમના માટે નહોતું તો પણ કિસાન યુનિયન સંઘમાં લાખો ઉપર લોકો એ એમના આંદોલનની અંદર હાજર હતા માન મંદિર બરસાના વૃંદાવનમાં માન મંદિર છે ત્યાંના બચ્ચાઓ નાના નાના કેટલા આઠ આઠ વર્ષના બચ્ચાઓ છ છ વર્ષના બચ્ચાઓ એમના આંદોલનની અંદર જોડાયા હતા બધી આખી આખી સ્કૂલો ખાલી થઈ ગઈ હતી ત્યાંની કે બધા નાના નાના બચ્ચાઓ ભૂખ તરસ કાંઈ નહીં આટલો વરસાદ આટલો તડકો બધી જ બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી ત્યારે આ વખતનું બીજું જયારે માર્ચ last માર્ચમાં યમુના આંદોલન થયું ત્યારે તો વરસાદ હતો આટલી ઠંડી પડી કોઈ બચ્ચાઓ ત્યારે હેરાન નહીં થયા બધા બચ્ચાઓ બીજા આંદોલનકારીઓની જેમ જ ત્યાં આવવા માટે તૈયાર હતા ને આપણા પુષ્ટિમાર્ગીઓને ફાઇવ સ્ટાર હોટલની વ્યવસ્થા ખાવા માટે સારું જોઈએ ઓઢવા માટે પાથરવા સુવા માટેની વ્યવસ્થા જોઈએ ત્યારે જઈને એ લોકો આવા માટે રેડી હતા પણ એ નાના નાના બચ્ચાઓ એમને કંઈ નહીં ના તો ખાવા પીવાની ઈચ્છા હતી ને ના કંઈ હતો યમુનાજીનું નામ લેતા લેતા દિલ્હી સુધી પદયાત્રા પૂરી કરી દિલ્હીમાં પણ જઈને અનશન કરવાની પણ વાત હતી તો ત્યારે હજારો બાળકો તૈયાર હતા કે અમે અમારી ઈચ્છાથી અમે પોતે આમરણ અનશન કરશું અમે કોઈ ખાવા પીવા પાણી ભૂખ તરસની ઈચ્છા નથી આટલી નિષ્ઠા આપણને જ્યારે હોય પ્રભુ પ્રત્યે હોય પ્રભુના પરિકર પ્રત્યે હોય ત્યારે પ્રભુ સુધી પહોંચવાનો રસ્તો જે છે એ ખુલે એના વિના કેવલ આપણે ઘરમાં બેઠા બેઠા કેવલ એમ વિચારતા જ રહીએ કે ચલો સેવા કરશું મહાપ્રભુજીમાં મારી નિષ્ઠા છે પ્રભુથી પ્રેમ છે એવી રીતે કંઈ થતું નથી પણ એના માટે કંઈક કરવું પડે છે કોઈ જાતના પ્રયત્નોની અપેક્ષા દરેક જગ્યાએ હોય છે એ જ વાત અહીંયા સમજવી જોઈએ કે પ્રભુનો જે પરિકર છે ગાય છે યમુનાજી છે ગિરરાજી છે વ્રજભૂમિ છે એના માટે આપણી એ ભાવના હોવી જોઈએ રિસ્પેક્ટ હોવી જોઈએ ફિલિંગ હોવી જોઈએ કે આ પ્રભુના છે પ્રભુ સંબંધી છે એટલે ઠાકોરજી જેટલું જ ઇમ્પોર્ટન્સ આપણે એમને પણ આપીએ કેટલા બધા લોકો હતા ત્યાં વ્રજભૂમિમાં પણ ઘણા બધા અંગ્રેજો આવી આવીને ત્યાં વસી જાય છે એમને આપણે જોઈએ તો આપણને એમ ન લાગે કે આ લોકો પાખંડ કરે છે કે ઢોંગ કરે છે પણ અસલથી એ લોકો કૃષ્ણના પ્રેમમાં હોય છે પ્રભુની મસ્તીમાં પોતાની રીતે એ લોકો વ્રજમાં નિત્ય વાસ કરે ત્યાં રહે ઠાકોરજીનું નામ લે તો ઘણા બધા વિદેશી લોકો પણ ત્યાં આવીને વસે છે કે જેમને ન તો કૃષ્ણથી કઈ મતલબ છે ન હિન્દુ ધર્મથી કઈ મતલબ છે અને ન વ્રજભૂમિથી કઈ મતલબ છે પણ એક એમનું પ્રભુ સાથે જોડાવા એમની ઈચ્છા હશે તો જોડાયા છે કેટલા બધા લોકો ત્યાં શ્યામદાસ કરીને પણ એક અંગ્રેજ વૈષ્ણવ હતા તો એમણે પણ પુષ્ટિમાર્ગ સંબંધી કેટલું બધું કાર્ય કર્યું કે જેમનું ન તો કોઈ જાતનું પુષ્ટિમાર્ગીય બેકગ્રાઉન્ડ ન કોઈ હિન્દુ ધર્મ સાથે કોઈ લેવા દેવા અને આટલી બધી લેવિશ લાઈફ જીવાડે કરોડપતિ માણસ તો પણ એ લેવિશ લાઈફને છોડીને અમેરિકાનું જીવન છોડીને કે જે ભારતમાં આપણે લોકો આપણે એવું લાઈફસ્ટાઈલ જીવા માંગીએ કે જેમાં આપણા ધર્મ સાથે આપણને કોઈ મતલબ નહીં આપણે વિદેશી લોકોની જેમ જીવવાની ઈચ્છા થાય ત્યારે એ લોકો આપણી તરફ અટ્રેક્ટ થાય છે એમને એવું લાગે છે કે સાચા છે આપણે મૂર્ખ છીએ આપણને એમની લાઈફ ગમે છે એ લોકોને આપણી લાઈફ ગમે છે આપણે અનુકરણ છે એટલે ભારતના લોકો જે રીતે કાકામાં શક્તિ ને કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી આપણે નોકર જ બનવા માટે મોટા થયા છીએ અંગ્રેજોએ આપણા ઉપર રાજ ચલાવ્યું એ લોકોના ગયા પછી હવે આપણે મનથી એમના ગુલામ જ બનેલા છે એમાં કોઈ જ ફરક નથી તો કહેવાનો મતલબ એ છે કે આપણને આપણી સંસ્કૃતિ પ્રત્યે ઠાકોરજીના પરિકર પ્રત્યે એ પ્રેમ એ ભાવના હોવી જોઈએ કે આપણે આપણા ધર્મને જીવીએ આપણા માર્ગને જીવીએ અને પોતાના માર્ગ માટે પ્રભુ સંબંધી દરેકે દરેક કાર્યમાં આપણે આપણી પૂરી નિષ્ઠાથી એ કાર્યોમાં જોડાઈએ એ જાતની વૃત્તિ આપણી હોવી જોઈએ શિક્ષામાં પૂછવું છે કોઈને કઈ ના રાજા ચલો તો કરો આગળ કોણ કરશે ઉર્વી શ્રુતિ તમે કરો હવે ક્યાં ગયા ક્યાંથી સ્ટાર્ટ કરું આમ મારી પાસે હિન્દી પ્રવેશ આ દિનચર્યાનો ટોપિક છે ને ફર્સ્ટથી અ, એટલે દિનચર્યાનો જે લાસ્ટ ટોપિક છે પ્રભુના પરિકર પછી ટોપિક હશે ને એમાં દિનચર્યા તો છે એમાં એમ કહું છું કે ફર્સ્ટ પેરાથી સ્ટાર્ટ કરું હા બસ ત્યાંથી જ. आलस हमारे विकास का सबसे बड़ा शत्रु है इसलिए आलस छोड़कर प्रातः जल्दी उठना चाहिए दिन की शुरुआत यदि हम शुभ कार्य कार्य से करते हैं तो सारा दिन अच्छा जाता है प्रातः उठते ही श्री राम प्रभु जी के चित्र जी के दर्शन करने चाहिए घर में यदि प्रभु विराजते हो तो मंदिर के पास जाकर धनवट प्रणाम करना चाहिए घर के सभी लोगों को जय श्री कृष्ण कहकर बड़ों के आशीर्वाद लेने चाहिए हम्म। समझाओ क्या ના આમાં તો કઈ સમજાવવા જેવું છે નહીં સીધું સળંગ જવા દો देह कृत्य करके व्यायाम के बाद स्नान करके तिलक करके चरणामृत लेकर श्री ठाकुर जी की सेवा जितनी भी बन सके बड़ों से आज्ञा लेकर करनी चाहिए दीक्षा मंत्र स्मरण न करने पर दीक्षा निवृत्त हो जाती है अतः अष्टाक्षर एवं ब्रह्म सब संबंध मंत्र का कम से कम एक एक माला तो अवश्य ही फिरानी चाहिए शांत जगह पर बैठकर मन का मन को स्थिर कर श्री ठाकुर जी के चित्र जी को चित्र जी को सामने पड़ पधरा कर उन उनके दर्शन करते हुए मंत्र का जाप करना चाहिए श्री राम प्रभु जी के ग्रंथों का अभ्यास भी हमें हमें हो तो मार्ग में कभी संदेह नहीं होता अतः ग्रंथ निबंध यदि ग्रंथों का आग्रह पूर्वक रोज ही पाठ करना चाहिए भागवत और गीता का पाठ भी यथाशक्ति अवश्य करना चाहिए पाठ तो दिन में कभी भी हो सकता है और प्रातः स्नान करके हो तो और भी अच्छा अच्छी बात है यदि ब्रह्म सबन दीक्षा ली हो तो समर्पित प्रसादक के भोजन का आग्रह रखना चाहिए अतः श्री ठाकुर जी को सामग्री आरोग्य आरोग्य हो उसकी उसी का भोजन करना चाहिए यहाँ पर याद रखना चाहिए कि श्री ठाकुर जी को खुद से द्रव्य से वो भो, जो भोग भरा जाता है वही समर्पित प्रसाद बनता है किसी भी प्रकार का व्यसन हमारी बुद्धि का करने वाला होता है इसलिए सभी प्रकार के व्यसनों को त्याग करना चाहिए दिन भर में जो भी खाली समय मिले मिल जाए उसमें वो मार्गीय सिद्धांत ग्रंथ चौरासी दो सौ बावन वैष्णव की वार्ताओं और मार्ग संबंधी साहित्य का पठन पाठन भी करना चाहिए गांव में यहाँ यहाँ सत्संग भगवत वार्ता या संप्रदाय की पाठशाला चलती हो वहाँ आग्रह पूर्वक जाना चाहिए गांव में गुरुदेव या गोस्वामी आचार्य विराजते हो तो मार्ग के सिद्धांत ग्रंथों का अध्ययन करने वाले के लिए उनसे बार बार विनती कर, करने करते रहना चाहिए गुरुओं का यह अनिवार्य कर्तव्य है कि वह अपने शिष्यों का सिद्धांतों पदेश पद से करने करे यदि कोई गुरु उदासीन व्यक्ति मार्ग के सिद्धांतों का उपदेश न करता हो तो वह गुरु पदक लायक नहीं है हमारे संप्रदाय से संबंधित रखने वाली कोई भी सत्य पूर्ति होती है उसमें यथाशक्ति तन मन धन से सहयोग करना चाहिए हमारे मार्ग हमारा से, सेव्य प्रभु श्री कृष्ण या हमारे धर्म के लिए बुरा बोलने वालों का या बुरा करने वालों का हमें कदाई विरोध कदाई से विरोध करना चाहिए सा, सांप्रदायिक स्थानों में जहाँ कभी भी श्री महाप्रभु जी की आज्ञा से विपरीत कार्य चलते हो वहाँ पर हमें सम्मिलित होना नहीं चाहिए और न ही ऐसे कार्यों में प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से सहयोग भी करना चाहिए क्योंकि ऐसे स्थानों में जाना या मार्ग विरोधी कार्यों में सहयोग करने से बड़ा पाप कोई और नहीं है हो सकता जो लोग अज्ञान से श्री महाप्रभु जी के सिद्धांतों से विपरीत आचरण करते हैं उन्हें प्रेम से बार बार समझाना हमारा पवित्र कर्तव्य है पर यह तभी संभव है जब हम खुद श्री महाप्रभु जी के सिद्धांतों को अच्छी तरह से समझते हो अतः अनंत में हम श्री महाप्रभु जी के चरण वरिंदम प्रणाम करते हुए आइए हम ऐसे प्रार्थना करें कि हमें मार्ग के वास्तविक रूप का ज्ञान हो और उसमें अनुसार हम आचरण कर सके ऐसी बुद्धि निष्ठ और शक्ति हमारे भीतर पन्ने हो हम्म। हेलो हाँ, हाँ, તો બસ આમાં લાસ્ટ ટોપિક ની અંદર તો કઈ બહુ છે નહીં પણ એ જ વાત છે કે આપણી આદર્શ દિનચર્યા કે આપણું જીવન કેવું હોવું જોઈએ એઝ અ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આઈડિયલ કેવું હોવું જોઈએ પછી કેટલીક વાતો એવી છે કે ધીમે ધીમે આપણે કોશિશ કરીએ તો આગળ વધતા જઈએ જો આપણી ઈચ્છા હોય તો આ બધું પોસિબલ છે આપણે મન ન હોય કરવું ન હોય તો કંઈ ન થઈ શકે કોઈ ગમે એટલું કહી દે આપણને તો કહેવાની મતલબ આની અંદર શરૂઆતથી જે સવારે ઉઠતાની સાથે આપણે મહાપ્રભુજી ગોસાઈજી ગોપીનાથજીના ચિત્રના દર્શન કરવા પ્રણામ કરવું એમને માથે ચડાવવું પછી ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો ત્યાં મંદિરની બારે પ્રભુને દંડવત કરવા ઉઠતાની સાથે અને પછી ઘરમાં બધાને જય શ્રી કૃષ્ણ કહેવું હાય હેલો ના બદલે જય શ્રી કૃષ્ણનો વ્યવહાર રાખવું જીવનમાં કે ચલો એ બહાને પ્રભુનું નામ લઈએ આપણી એક જાતની આદત પડે ટેવ પડે તો એ જાતનો વ્યવહાર રાખવો જોઈએ મોટાઓના આશીર્વાદ લેવા પછી નાહી ધોઈને તિલક કરવું સૌથી પહેલા જે રીતે આપણે વૈષ્ણવ ચિહ્નોમાં જોયું કે તિલક પ્રભુના નું ચિહ્ન છે અને નિત્ય દરેક વૈષ્ણવે કરવું જ જોઈએ આપણને એમાં ગર્વ ફીલ થવું જોઈએ કે મારા પ્રભુના ચરણારવિંદનું નિશાન મારા મસ્તક ઉપર છે તિલક માટે ક્યારે શરમ અનુભવવી નહીં સ્કૂલ જાઓ ઓફિસ જાઓ ક્યાંય પણ જાઓ હંમેશા તિલક આપણા મસ્તક ઉપર ધારણ કરેલું હોવું જ જોઈએ એ આપણી નિશાની છે આપણી પહેચાન છે અને આપણે પ્રભુના સેવક છીએ એનો સિમ્બોલ છે તો તિલક કરવું ચરણામૃત લેવું ચરણામૃત વ્રજની રજ છે ગોકુલની રજ છે ને એના માટે આપણે ફિલિંગ છે કે ઠાકોરજી આ રજમાં ખેલ્યા છે તો એ રજ રોજ સવારે ઉઠીને લેવી જોઈએ અને નિયમ પૂર્વક ચરણામૃત લીધા પછી જ પ્રભુની સેવામાં જવું જોઈએ પછી ઘરમાં જો ઠાકોરજી બિરાજતા હોય તો બને એટલી સેવા ઘરના મોટાઓને પૂછીને કરવી જોઈએ જો આપણે દીક્ષા મંત્ર ને ભૂલી જઈએ તો શાસ્ત્ર કહે છે કે તમારી દીક્ષા ખતમ થઈ ગઈ એટલે અષ્ટાક્ષર મંત્ર ની દીક્ષા હોય તો એ અને બ્રહ્મસવન મંત્ર ની દીક્ષા હોય તો એ બંનેની માલા જપ નિત્ય રોજ કરવું જોઈએ ઓછામાં ઓછી એક વધારે તમારાથી પોસિબલ હોય તો નિયમ પૂર્વક કરવું શાંત જગ્યા ઉપર બેસીને મગજને પ્રભુમાં સ્થિર કરીને બીજા બધા વિચારોને છોડી ઠાકોરજીનું ચિત્ર સામે રાખી એક સ્થાન ઉપર બેસીને જપ કરવું રોજ કરવું જોઈએ મહાપ્રભુજીનો ગ્રંથોનો અભ્યાસ જો આપણે કરીએ તો આપણને માર્ગમાં કોઈ સંદેહ ન રહે માર્ગનું જ્ઞાન મળે આપણા બધા સંદેહ દૂર થાય માર્ગની સમજ આવે એટલે જેટલું પોસિબલ હોય જેટલો સમય મળે મહાપ્રભુના ગ્રંથોનો અભ્યાસ આપણે નિત્ય કરવું જ જોઈએ અને એમનો પાઠ પણ કમ્પલસરી છે કેવલ અર્થનું ચિંતન જરૂરી નથી સાથે સાથે પાઠ મોઢે હોવા જોઈએ ખાસ કરીને અમે લોકો જ્યારે નાના હતા ત્યારે અમારા માટે પણ કાકા રોજ એક એક શ્લોક અમને ભણાવતા એક શ્લોક રોજ કરાવે તો એનાથી એવી પ્રેક્ટિસ પડી આદત પડી કે આજે બધા શ્લોકો અમે લોકો મોઢે બોલી શકીએ છીએ મોઢે આવડે છે આખા આખા પાઠ તો એ કઈ બહુ ડિફિકલ્ટ જોબ નથી પણ તમે જો રોજ પાઠ કરો મૂળ મૂળનો સંસ્કૃતના જે શ્લોક છે એનું રોજ પાઠ કરવું તો શ્લોક યાદ રહે ને એ સારી વાત છે એ યાદ પણ હોવા જોઈએ ને એનું અર્થ પણ આપણને ખબર હોવી જોઈએ પછી ભાગવત અને ગીતાજી એ બંનેનું પણ અર્થનો અભ્યાસ જરૂર કરવો જોઈએ અને એમનો પાઠ પણ જરૂરી છે મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્રનામ ગ્રંથની રચના ભાગવતજીના સાર રૂપે કરી છે તો એનો પણ પાઠ આપણે કરવો જોઈએ રોજ પછી ગમે ત્યારે તમે કરી શકો પણ સવારે નાહીને કરીએ તો સારી વાત છે એટલે એક સ્થાન ઉપર બેસી ઠાકોરજીનું ચિત્ર સામે રાખી પ્રભુમાં પોતાના મનને સ્થિર રાખીને નિયમપૂર્વક પાઠ કરવો કે ચાલો રોજ એક શ્લોક એક અધ્યાય એક સ્કંદનો તો પાઠ હું કરીશ ગમે એવી પરિસ્થિતિમાં આપણે હોઈએ તો સવારે નાઈને એને નિયમપૂર્વક કોઈ એક જાતનો નિયમ લેવો જોઈએ કે રોજ એ ષોડશ પાઠ કરીશ કે રોજ ભાગવતજીના એક અધ્યાયનો પાઠ કરીશ કે રોજ ગીતાજીના એક અધ્યાયનો પાઠ કરીશ આ જાતનો નિયમ લેવો જોઈએ પછી બ્રહ્મચરણ દીક્ષા આપણે લીધી હોય તો પ્રભુનું જે સમર્પિત પ્રસાદ છે એનાથી જ આપણે પોતાનો નિર્વાહ ચલાવવો જોઈએ પ્રભુ જે વસ્તુ આરોગ્ય નથી એવું આપણે ખાનપાન ક્યારે પણ કરવું ન જોઈએ એ દોષ છે એ ખોટી વાત છે જો તમે વૈષ્ણવ છો મહાપ્રભુજીના સેવક છો પ્રભુને સમર્પિત છો તો જે પ્રભુ આરોગ્ય છે જે ઠાકોરજી આરોગ્ય છે એ જ આપણે લેવું જોઈએ એના સિવાય પાણી પણ નહીં કોઈ વસ્તુ જે પ્રભુ આરોગ્ય નથી એવી કોઈ પણ વસ્તુ આપણે લેવી નહીં જોઈએ તો સમર્પિત થી પોતાનો વ્યવહાર ચલાવો ઠાકોરજી બિરાજતા હોય ઘરમાં તો જે પ્રભુ આરોગ્ય છે એ જ લેવું જોઈએ કોઈ પણ જાતનું વ્યસન ન રાખવું વ્યસન આપણી બુદ્ધિને નાશ કરે છે અને આપણને ઠાકોરજીથી દૂર કરે છે આપણને વ્યસન કૃષ્ણનું હોવું જોઈએ બીજી કોઈ વસ્તુનું નહીં તો કોઈ પણ જાતનું વ્યસન જીવનમાં ના રાખવું દિવસ દરમિયાન જે પણ સમય મળે તમે સ્કૂલ કોલેજ જતા હો નોકરી ધંધો કરતા હો જે કરતા હોય પણ એવું નથી કે માણસ ચોવીસ કલાક બિઝી રહેતો હોય આપણને ટાઈમ મળે જ છે એ બહાના છે કે અમારી પાસે સમય નથી કે અમને ટાઈમ નથી મળતું કે ઓફિસનું કામ છે સ્કૂલ કોલેજનું ભણવાનું કાઢી જ શકીએ છીએ એમાં તો કોઈ સવાલ જ નથી તો આપણને જે સમય મળે સમય કાઢીને પણ સિદ્ધાંત ગ્રંથો ચોરસી વૈષ્ણવની વાર્તા વગેરે આપણું જે સાહિત્ય છે પુષ્ટિમાર્ગી સાહિત્ય છે એનું વાંચન કરવું જોઈએ આપણા ગામમાં ષોડશ ગ્રંથના અભ્યાસ વર્ગો ચાલતા હોય વૈષ્ણવો કે આપણા ગુરુ ભણાવતા હોય તો એને અટેન્ડ કરવા માટેની આપણે નિષ્ઠા હોવી જોઈએ કે આપણે કંઈ જાણીએ સમજીએ ચોવીસ કલાકમાંથી કમસે કમ એક કલાક તો આપણે પોતાના માર્ગને આપીએ સંપ્રદાયને આપીએ એ જાતની નિષ્ઠા હોવી જોઈએ આપણા ગામમાં ગોસ્વામી આચાર્ય બિરાજતા હોય તો માર્ગના ગ્રંથોની અધ્યયન કરવા માટે એમની વિનંતી કરવી જોઈએ સિદ્ધાંત ઉપદેશને જાણવા જોઈએ સમજવા જોઈએ માર્ગને સંબંધી જે પણ પ્રવૃત્તિ આપણા ગામમાં થતી હોય તો એ સાચી થતી હોય કહેવાનો મતલબ માર્ગ વિરુદ્ધ ન હોય મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે હોય તો એ સ્થાનોમાં આપણે જવું ત્યાં લોકોને મદદ કરવું એ કાર્ય થતું હોય તો તન મન ધનથી યથાશક્તિ આપણે જે કરી શકતા હોઈએ એ રીતે કાર્યની અંદર આપણે જોડાવું જોઈએ જ્યાં મહાપ્રભુજીની આજ્ઞા વિરુદ્ધ કાર્ય થતું હોય ત્યાં આપણે હરગીજ ન જવું કોઈ પણ પરિસ્થિતિ આવી જાય ગમે એવી કન્ડિશન હોય તો પણ મહાપ્રભુજી આજ્ઞા વિરુદ્ધ જ્યાં પણ કાર્ય થાય ત્યાં આપણે નહીં જ જવું જોઈએ ને એવા કાર્યને કોઈ પણ રીતે સહયોગ ન આપવો એનો વિરોધ કરવો તમે જેટલો વિરોધ કરી શકતા હોય કરવું જોઈએ લોકોને સમજાવવાની કોશિશ કરવી મહાપ્રભુજીના સાચા સિદ્ધાંતોને એક્સપ્લેન કરવા પણ એવા ખોટા કામમાં ન તો આપણે જોડાવવું અને ન એવા કાર્યને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ મહાપ્રભુજી વિરુદ્ધ જ્યાં પણ કાર્ય થતું હોય એવા સ્થાન પર જવું એ પાપ છે મહાપ્રભુજીને તમે દગો આપ્યો છે એવું કહેવાશે કે મહાપ્રભુજીના સિદ્ધાંતોનું પાલન આપણે જીવનમાં ન કરી શકીએ તો આપણું જીવન એટલે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ વ્યર્થ છે તો વિરોધી કાર્યમાં તો આપણે સહયોગ ન આપવો ન એને પ્રોત્સાહન આપવું અને ન આપણે ત્યાં જોડાવવું ને એનો વિરોધ કરવો બની શકે ત્યાં સુધી અને લોકોને સાચી સમજ પણ આપવી આ મહાપ્રભુજીના સિદ્ધાંતોને આપણે પોતે પણ જાણવા અને લોકોને પણ સમજાવવા જોઈએ જે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છે એમને અંતમાં આજે જો પ્રવેશિકાનું અધ્યયન આપણે એક દોઢ વર્ષ પહેલા સ્ટાર્ટ કર્યું હતું અને આજે એ કમ્પ્લીટ થયું છે તો એ જ વાત મહાપ્રભુજીને વિનંતી છે મહાપ્રભુજીને આપણે પ્રણામ કરી અને એવી ઈચ્છા મનમાં રાખીએ હંમેશા કે પ્રભુની સેવા આપણે કરી શકીએ ઠાકોરજી આપણા ઘરમાં બિરાજે તો આપણું જીવન સફળ છે પ્રભુની સેવા માર્ગની સેવા આપણાથી જેટલી થઈ શકે એટલી કરીએ માર્ગની પ્રવૃત્તિમાં જોડાઈએ એના સિવાયની એક્ટિવિટીઝને ઓછી કરીએ પ્રભુમાં આપણે મન લગાડીએ મહાપ્રભુજીના સિદ્ધાંતોને જાણીએ સમજીએ એનો પ્રચાર કરીએ લોકો સુધી એ સિદ્ધાંતોને પહોંચાડીએ એવા પ્રયત્નો આપણે જીવનમાં કરવા જોઈએ તો આપણું જીવન સફળ થાય કંઈક સારી પ્રવૃત્તિ તમે કરી એવું આપણું જીવનમાં કંઈક કહેવાય તો આ જાતની નિષ્ઠા હંમેશા મહાપ્રભુજીમાં બનાવી રાખવી મહાપ્રભુના સિદ્ધાંતોનું પાલન આપણાથી ન થઈ શકે તો કંઈ નહીં પણ વિરોધી કાર્યોમાં તો કમસે કમ ન જ જોડાવું અને જે પણ લોકો પુષ્ટિમાર્ગનો વિરોધી હોય પુષ્ટિમાર્ગ સંબંધી પ્રવૃત્તિ કરતા હોય પણ ખોટી રીતે કરતા હોય મહાપ્રભુજીની આજ્ઞા વિરુદ્ધ કરતા હોય તેવી પ્રવૃત્તિઓનો વિરોધ કરવો અને માર્ગ સંબંધી જે પણ સારું કાર્ય ચાલે એમાં તન્વનંદી સહયોગ આપણે કરવું જોઈએ વૈષ્ણવોનું સંગ રાખવું સારા લોકોને મળવું ગોસ્વામી આચાર્યો કે જે મહાપ્રભુજીના સિદ્ધાંતોને બોલે છે મહાપ્રભુના સિદ્ધાંતોને સમજાવે છે એમના સંપર્કમાં રહેવું અંતમાં મહાપ્રભુના ગ્રંથો સાથે હંમેશા જોડાયેલા રહેવું કૃષ્ણથી જોડાયેલા રહેવું તો આપણું જીવન સફળ થાય એ વાતને મનમાં ધ્યાન રાખવી જોઈએ તો સારું ચાલો જે લોકો સારી રીતે આમાં જોડાઈ શક્યા કોને કેટલું પર્સનલી લાભ થયું એની તો મને ખબર નથી પણ સારી વાત છે તમે લોકો સારી રીતે જોડાયા જે સમજ્યા એ આપણા માટે લાભકારી છે પણ કેવળ સાંભળ્યું એટલું નહીં પણ જે સાંભળ્યું જે સમજ્યું એનું જીવનમાં આપણે આચરણ કરી શકીએ એવી જાતની મહાપ્રભુજીને વિનંતી કરવી જોઈએ અને મહાપ્રભુજીમાં આપણી નિષ્ઠા બને મહાપ્રભુજીની વિરોધી કાર્ય આપણે ક્યારે ન કરીએ ને મહાપ્રભુજીથી કૃષ્ણથી આપણું પ્રેમ બનેલું રહે એવી મનમાં કામના હંમેશા રાખવી જોઈએ હા राजा एक डाउट ऐसे था कि जैसे तिलक जो बॉयज में ये लोग लगाते हैं ऐसा शायद जे जे ने लास्ट क्लास मतलब एक शिविर में समझाया था कि गर्ल्स भी चाहे तो एक कोई क्वेश्चन आया था कि वो भी बोला कि वो क्या लगाया ऐसे तो वो भी लगा सकते हैं ना अगर इच्छा हो तो कि नहीं नहीं कर सकते देखो बात ये है कि सांप्रदायिक जो तिलक क्या है कि हमारी पुष्टमार्गीय भावना भी उसके साथ जुड़ी हुई है और साथ साथ में वैष्णव आगम तंत्रों में विष्णु के जो सेवक हैं उसे उर्दू पुंड्र तिलक लगाना चाहिए ये शास्त्र की आज्ञा है और उसी शास्त्र की आज्ञा को महाप्रभु जी ने पुष्टि मार्ग में भी कैरी फॉरवर्ड किया है महाप्रभु जी ने कोई नया नियम तिलक लगाने का नहीं बनाया है इसलिए ये जो नियम है या जो परंपरा है वो शास्त्र की है आगम तंत्रों की और शास्त्र में जिसका अधिकार होता है जैसे कि स्त्री का अधिकार नहीं है पुरुष का अधिकार है तो पुरुष को ही शास्त्र ये आज्ञा देता है स्त्री को आज्ञा नहीं देता स्त्री केवल तुलसी की कंठी पहन सकती है और टीके कर सकते मतलब चांद लो कर सके केवल मतलब तो ये बात है कि ये महाप्रभु जी ने केवल पुष्टिमानों से कैरी फॉरवर्ड किया है बाकी महाप्रभु जी का स्वतंत्र नियम या स्वतंत्र सिद्धांत नहीं है वैष्णव को क्या करना तो शास्त्र बताता है कि तिलक लगाना चाहिए तो उसे ही महाप्रभु जी ने पुष्टि मार्ग में एक्सेप्ट किया इसलिए वो नियम है तो लड़कों के लिए ही उन्हें ही करना चाहिए स्त्री को अधिकार नहीं है ये करने का जी राजा हाँ और कुछ पूछना है किसी को રાજા બસ આ પ્રવેશિકા પ્રવેશિકાનો પૂરો આજે પુસ્તક પૂરો થયો એ બદલ પેલા તમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ અમે કૃતાર્થ થયા છીએ જે બી જે બી અમે બાર મહિના દોઢ વર્ષમાં જે બી કર્યું ને એ તમારા મહાપ્રભુજીના ઠાકોરજીના આશીર્વાદથી જ થયું છે બધું સારી વાત છે આવી નિષ્ઠા બનાવી રાખજો તો આગળ પણ કરશું મહાપ્રભુજીનું તો સાહિત્ય જો એવું છે કે એનો અંત જ આવે એમ નથી આપણે આખું જીવન આપણું લગાવી દઈએ તો પણ પૂરું તો નથી કરી શકવાના પણ જે થઈ શકે નિષ્ઠાથી આપણે કરી અને મહાપ્રભુજીને એ જાતનું પ્રેમ આપણું આપણા ગુરુ પ્રત્યે હોવું જોઈએ કે એમની આજ્ઞા આપણા માટે સર્વોપરી છે એમણે જે કંઈ પણ કીધું જે પણ એમણે આજ્ઞા આપી આપણા માટે પથ્થર કી લકીર છે મહાપ્રભુજીની આજ્ઞાની વાત આવે તો પછી આગળ પાછળ વિચારવા માટે આપણી પાસે કંઈ રહેવું ન જોઈએ એ જાતનું સેવક ધર્મ આપણું બનેલું રહે અને મહાપ્રભુજીમાં આવી નિષ્ઠા તો જ સફળતા છે આપણા જીવનની અને આપણે જે કંઈ પણ ભણ્યા સાંભળ્યા એની એના સિવાય બાકી તો ઠીક છે આપણે જે જ્ઞાન કાનમાં ગયું કે સારા શબ્દો સાંભળ્યા એ વાત અલગ છે બાકી પ્રભુમાં નિષ્ઠા થાય મહાપ્રભુજીમાં નિષ્ઠા બને અને પુષ્ટિમાર્ગને જાણવા સમજવા માટે રુચિ આપણા મનમાં પેદા થાય તો બસ સારી વાત છે એટલું જ હેતુ હતું આ કરવાનું તો એ નિષ્ઠાને બનાવી રાખજો હવે આગળનો જે ક્રમ છે એવું રહેશે કે એક તો હું આની સમરી લઈશ બધા પાસેથી ઓરલ એક્ઝામ તમે કહી શકો એને તો જેટલા પણ પાર્ટિસિપન્ટ પ્રવેશિકામાં જોડાયા છો તમે લોકો તો મને પર્સનલી કોન્ટેક્ટ કરો કે તમે પાર્ટિસિપેટ કરવા માટે કેમ કે તમે લોકો બચ્ચા નથી કે તમને કમ્પલસરી હું કહું કે આટલું કરવાનું છે કે આ તમારી એક્ઝામ આવે એટલે કમ્પલસરી આમાં તમારે પાર્ટિસિપેટ કરવાનું છે પણ જેની ઈચ્છા હોય સામેથી મને કહેજો તો હું સબ્જેક્ટ ડિવાઈડ કરી દઈશ બધામાં અને પછી વારાફરતી બધા લોકો બહુ શોર્ટમાં પાંચ મિનિટના ટાઈમમાં એ આખા સબ્જેક્ટને એટલે ટાઇટલ છે આપણો પ્રવેશિકામાં જે ટ્વેન્ટી નાઇન એ ટાઇટલને એક્સપ્લેન કરો ઇન શોર્ટ એ સબ્જેક્ટ મેટર આખા પેરેગ્રાફની અંદર જે પણ આવી હોય એને એક્સપ્લેન કરો વર્ડ રીડ કર્યા વિના ટેક્સ્ટ રીડ નહીં કરવાનું પણ જે રીતે શ્રી કૃષ્ણ આ ટોપિકમાં શું વાત આવી બસ આટલી વાત તમે બોલો પાંચ દસ મિનિટના ટાઈમ પીરિયડમાં તો એ જાતની એક અરેન્જ હવે નેક્સ્ટ સેટરડે હું કરીશ તો જેમની ઈચ્છા હોય જબરદસ્તી કોઈને નથી પણ જેની ઈચ્છા હોય સામેથી તો મને કહેજો તો હું સબ્જેક્ટ ડિવાઈડ કરી દઈશ તમે લોકો સામેથી કહેશો તો કરશું બાકી હું કોઈ જબરદસ્તી નથી કોઈને જેની ઈચ્છા હોય તો કહેજો પણ એ સારી વાત છે રિઝલ્ટ મને ખબર હોવું જોઈએ કે તમને ક્યાં શું સમજાયું અને ક્યાં તમારું પાર્ટમાં તમને ક્યાં તમારી સમજ કાચી છે તો એ થોડું જરૂરી છે તો ઈચ્છા હોય તો બધા કહેજો મને પર્સનલી કોન્ટેક્ટ કરજો તો હું તમને સબ્જેક્ટ ડિવાઈડ કરી દઈશ અને એના પછી રિટર્ન એક્ઝામ થશે હું મુંબઈ આવીશ third to tenth April Mumbai છું તો એની વચ્ચે ક્યારે પણ એક રિટર્ન એક્ઝામ પણ મુંબઈમાં તમે લોકો બધા છો તો સાથે મળીને ત્યાં અરેન્જ કરશું અને જે આસપાસ છૂટા છવાયા બધા આદિપુર ને બધે હાલોલથી જોઈન થયા છો એમને પણ હું પેપર આપી દઈશ તો ત્યાં તમે લોકો પણ પોતપોતાના પેપર લખી લેજો તો એક્ઝામ નું આ જાતનું શેડ્યુલ છે હવે એમાં ઓરલ એક્ઝામ માટે સબ્જેક્ટ ને પ્રેઝન્ટ કરવા માટે જેની ઈચ્છા હોય એ લોકો મને કહેજો તો નેક્સ્ટ saturday થી આપણે એ ક્રમને start કરશું પ્રવેશિકાના એ ટોપિક ને એકવાર જોઈ લો સમજી લો સારી રીતે અને ત્યારે એ પાર્ટ ને આપણે ડિસ્કસ કરશું તમે એને પ્રેઝન્ટ કરો પાંચ પાંચ દસ દસ મિનિટના માં બધા ટોપિક્સને એકવાર પ્રેઝન્ટ કરીને પછી એની એક્ઝામ અરેન્જ કરીશ જી રાજા ઠીક છે તો આજનો ક્લાસ અહીંયા રાખીએ હવે બધા મને મેસેજ કરીને કહેજો કે કોની કોની ઈચ્છા છે તો હું સબ્જેક્ટ આપી દઈશ બધાને એટલે રાજા સ્ટાર્ટિંગ થી કરશો ને હા પહેલાથી મંગલાચરણ થી હા ઠીક છે દંડવત ચલો તો આજનો ક્લાસ રાખીએ જેમને કરવું હોય તો મને જરા મેસેજ કરજો તો હું ટોપિક આપી દઈશ બધા ઠીક છે ભલે હા જય શ્રી કૃષ્ણ જયરામ વેપાણા હા તીર્થ તું કરીશ કે નહીં કરે જે જે કરીશ કરીશ સારું ચલ તારી મમ્મી નો નંબર મને જરા મોકલી દેજે તો હું તારા સબ્જેક્ટ વગેરે હું આપી દઈશ ઠીક છે તો આજનો ક્લાસ રાખીએ જે જે વેપાણા